મંત્રનો ઉપયોગપૂર્વક એને અંદર જવા માટે સત્સંગ પાછી ભેગા થયા આવે ને એટલે કે હેબિટ ના પડી જાય છે બહુ લાઇકલી છે આ જમાનામાં આપણે હેબિચ્યુઅલી ટેવાયેલા છે ભક્તિથી બહુ ભક્તિ એવી ચીજ નથી કે એની હેબિટ પડી જાય પરંતુ આપણે ચોગરદમ જોવા જઈશું આપણે બધા આપણા જીવનમાંથી આવે છે અહીંયા આગળ તો હેબિટથી થઈ જાય છે પણ એ તો ભક્તિનું લક્ષણ છે સંસારમાં બહુ જરૂરનું છે સંસારમાં જરૂરનું છે અને એ સંસારમાં આપણને કંઈક અંદર જીવનમાં કંઈ સરખાઈ લાવે છે એટલે બહુ અમુક મુખ્ય અંગ કહ્યું આ કળિયુગનું ભક્તિ ભક્તિ બધા ધર્મોમાં મુખ્ય છે સમજાયું એટલે આપણે આમાં બધાએ આત્મા સ્વરૂપ દ્રષ્ટિ પામેલા તો હશે બધા જ હશે ને ના હોય એ કહો મને આ તું ચા કરો કોઈ લખતું નથી ના હોય એ નહીં આત્મજ્ઞાન પ્રાપ્ત થયું દ્રષ્ટિ સેવા બધા જ છે સારું જ્યાં ક્યાં શું એ બધું જોવાની કોઈ જરૂર નથી ફક્ત છે કે નહીં એટલું આપણે આપણી પરીક્ષામાં મૂકવાની જરૂર છે જો આપણી પાસે દ્રષ્ટિ છે ને આત્મજ્ઞાન છે તો શું કહ્યું ના એટલે તું ના જઈશ કોઈને બીજા કોઈ મોકલ એને કહેજો ભાઈ હવા નીચે બહુ અવાજ આવે છે કહેજે છોકરાઓને નહીં તો ગેર નીચે જઈને રમે જવું છે બસ બસ આ ગોઠવેલું છે બધું બસ બસ બેન હલી જશે પેલું ધીમે નહીં ના હોય ચાલ ચાલ ગુફેલું છે ને બધે જાય છે તમે તો લેગોસ વાળા છો ના ભીડવાની કેનેડા શાંતિ જાઓ ચાલો ચાલો ધીમે જુઓ નીચે જોઈને ચાલો નીચે જોઈને ચાલો નીચે જોઈને દાદા પ્રભુ પરમેશ્વર હા શું ચાલે છે કહો ને એને સાથે હા બસ બસ બસ હા બરોબર છે ભાઈ બહુ સરસ વીરવાની નહીં આવી શકે એની તબિયત ના ના એનો વાંધો નથી ના ના એનો સવાલ જ શું સુરેશભાઈ શું છે બોલો દક્ષા આપણે બધા જુદા જુદા બેઠા છીએ કે પછી નથી બધા જુદા છીએ કે નહીં દલુભાઈ ના પાડે છે હવે શું કરવું હા અવાજ નથી આવતો ઓ હજુ હમણાં જ આવી સિસ્ટમ સિસ્ટમ હર્ષદ તું આવ્યો છું કે ક્યાંથી આવી આપણે ત્યાં છે બહુ હવે તમારો ભાગ આવ્યું છે બધું સંભાળવાનું પછી અમે છેલ્લે કહીશું હા છેલ્લે જણાવીશું આપણે બધા ભેગા જતી વખતે દલુભાઈ ડેટ્રોઇટ માટે ખાસ હમ ડેટ્રોઇટ એટલે કે બીજા બધાને એવું નહીં પણ સેન્ટર છે દ્રષ્ટિએ કહીએ કેન્દ્ર તરીકે ટોરન્ટોનું કેન્દ્ર ટોરન્ટો દરેક કેન્દ્ર પોતપોતાની રીતે પણ આમ તો બધા એક ના એક કે જુદા જ જીતો સાચું કે ના આવે બધું પૂછવાશે આ જરાક વ્યવસ્થા ગોઠવી જવા તો પછી આપણે વાતો ચાલુ કરીએ આપને શું છે સાહેબ આપણે જવાનું છે એટલે પેલું લઈ લઈએ આપ તો છે એકદમ જે હોય તે અમારા સુરેશભાઈ સાડા છ જવાનું પાંચ વીસ થઈ છે તમારે સિત્તેર મિનિટ બાકી છે સિત્તેર મિનિટ ફ્લાઇટ કેટલા વાગ્યાની છે કો આઠ વાગ્યાની તો અહીંથી સાડા સાડા છ નીકળીશું સાત વાગે પહોંચે જઈશું કલાક નહીં લાગે ના આ ડોક્ટરેટ જેવું છે અડધા કલાકમાં પહોંચાય કઈ એરપોર્ટ એવું નથી કલાક દો સવા કલાક બધા ફાઈ ગયા છે સ્પેશિયલ બધા અને અમે આવતા જોયું ગયો વખતે બહુ ડેવલપ થઈ ગયું બહુ સુધારો કર્યો છે અંદર બહુ ઘણો સુધારો કર્યો છે રામદાસ બહુ જૂનામાં જૂના અમારા રામદાસ જૂના અમારા પણ દેખાશે નવા ફ્રેશ ને તાજા રસિકભાઈ હવે તમે રસિકભાઈ તમારે ડેટોર ના થઈ ગયા કે મારું વધારે અહીંયા જ બંધ થશે આ ઠંડીમાં અમે સહન ના થાય ને તો જરાક જઈ આવીશું એવું કે છે પણ ઠંડીમાં ટેવાઈ જશો લસીબા એટલે તમારે આનંદ આવે તમારે ખાસ એ તો દાદા પ્રભુ પરમેશ્વર નાનું પદ લલકારી લે ને થોડુંક મોડે આવે અમારે નિશાબેન ના પદ એવા છે બધાને અંદર ફિટ સરસ થઈ જાય Maruga. Ah, esto. ¿Verdad, Dilma, ve ella igual? Dana Cherino Mani Tianamu. Dana Cherino Mani. नमो पूर्णस्वरूपे भजी पूर्णथसु पूर्णस्वरूपने भजी पूर्णथसु दादा न चरणो मानित्य नमो दादा न चरणो मानित्य સ્વરૂપને ભજી પૂર્ણ થશું પૂર્ણ સ્વરૂપને ભજી પૂર્ણ થશું મન વાણીને દેહથી જુદા થયા મન तळ्या मला चोराशी तळ्या दादा नाचो मानित्य नमो સ્વરૂપને ભજી પૂર્ણ થશું પૂર્ણ સ્વરૂપને ભજી પૂર્ણ થશું અનાદિની મૂળ ભૂલ હું જ કરું છું અનાદિની મૂળ ભૂલ હું જ કરું હું જ જીવું છું અને હું જ મારું છું વિજ્ઞાને ભાન થયું વસ્તુત્વનું વેદ વિજ્ઞાને ભાન થયું વસ્તુત્વનું જાણ્યું આ પદની બહાર ખુદ પરમાત્મા છું જાણ્યું આ પદની બહાર ખુદ પરમાત્મા છું दादाना चरणो मानित्य नमो दादाना चरणो मानित्य नमो पूर्णा स्वरूपे भजी पूर्णथसु पूर्ण स्वरूप स्वधर्मी प्रकृतिनि माया प्रसवधर्मी प्रकृतिनि माया खुदना स्पन्दनथि ज बन्धन थया खुदना स्पन्दनथि बन्धन थया बन्धन थया बन्धन थया કાગજ જીતી ગયા જગતને વિતરાગજ જીતી ગયા આ જગતને હર પરમાણુ પ્રકૃતિના ઓળખીને હર પરમાણુ પ્રકૃતિના ઓળખીને દાદાના ચરણોમાં નિત્ય નમો દાદાના ચરણોમાં નિત્ય નમો સ્વરૂપને ભજી પૂર્ણ થશું પૂર્ણ સ્વરૂપને ભજી પૂર્ણ થશું અજ્ઞાન ટેકે અહમનું ઉભવું અજ્ઞાન ટેકે અહમનું ઉભવું નિરાલંબ સુખ નિજ ઘરમાં જડ્યો ટેકે અહમનું ઉભવું નિરાલંબ સુખ નિજ ઘરમાં જડ્યો નિરાલંબ સુખ નિજ ઘર ઘરમાં જડ્યું નિજ ઘરમાં જડ્યું જેને માન કીર્તિ લક્ષ્મી કઈ ના ખપતું જેને માન કીર્તિ લક્ષ્મી કઈ ના ખપતું એવા મુક્ત પુરુષનું જ શરણું લવું એવા મુક્ત પુરુષનું શરણું લવું दा न चरणो मानित्य नमो बादाचरणो मानित्य नमो पूर्णस्वरूप भजी पूर्णथसु पूर्णस्वरूपे भजी पूर्णसु अग्न ए આપણી છે લક્ષ્મણ રેખા આજ્ઞા એ જ આપણી છે લક્ષ્મણ રેખા જ્ઞાની આધીનતા એ એ કર્મો કરતા આપણી છે લક્ષ્મણ રેખા આજ્ઞા એ જ આપણી છે લક્ષ્મણ રેખા જ્ઞાની આધીનતા એ કર્મો ખરદા જ્ઞાની આધીનતા કર્મો ખરદા સર્વે કર્મો ખરદા સર્વે કર્મો ખરદા प्रगट सिमन्दर ना दर्शन तथा प्रगट स्वामी ना दर्शन तथा व्यापामिषु मुक्त ीनि अन्तिमदशा अन्तिमदशा प्रगट्रीमरस्वामिना दर्शन तथा प्रगट सीमन्दर स्वामीना दर्शन तथा अन्तिमदशामिषु त्रीणि अन्तिमदशा दादा न दादानाचरणो मानीत्य नमो રૂપને ભજી પૂર્ણ થશું પૂર્ણ સ્વરૂપને ભજી પૂર્ણ થશું મનવાણીને દેહથી જુદા થયા મનવાણીને દેહથી જુદા લખ ચોર્યાશી ફેરા ટળ્યા ચોરાસી ફેરા ટળ્યા લખ ક્યારે લખાયું આ થઈ ગયો થઈ ગયો થઈ ગયો આને કશી ખબર જ નથી એમ કવિરાજે આવું જ બોલે કે શું લખ્યું મને ખબર નથી પડતી કે રસિકભાઈ કવિરાજ આવું કે આ તો પછી બોલાય તાર મનસ પડ્યું હું આવું નીકળ્યું એ કૃપા એ કૃપા આ વાત છે આજે આપણે આપણી પોતાની શક્તિઓને ઓછી થાય એવી રીતે કહેવા નથી માગતા એવી વાતો બધી પરંતુ આપણી અંદર ભંડારાયેલી શક્તિઓ પડી છે મૂળ મૂળ એ ખુલ્લી થાય આપણો ભાર હલકો થતો જાય તેમ તેમ એના માટે આ વાતો કરીએ છીએ નહીં તો દાદાને મળેલા એક પણ એ કોઈ શક્તિ ધરાવતા નતા કે પોતે પોતાની રીતે કશું કરી શકે પરંતુ દાદાને મળ્યા એમની પ્રાપ્તિ થઈ એમની જોડે બેસી બેસીને જે શક્તિઓ મેળવી એ બધી રહી અને હવે ઉઘાડી થતી જાય છે બધી આપણે જોયા કરીએ છીએ કે નહીં જોઈએ છે ઉઘાડી થતી જતી જાય છે અને જે જે શક્તિઓ નિરાગ્રહી સ્વરૂપે કામ કરશે એ બધી શક્તિઓ ઈશ્વરને કામમાં લાગવાની છે આપ સૌને શું લાગે છે નિરાગ્રહી શું એમાં કોઈ જાતનું પોત પોત ઇન્સિસ્ટન્સ ન હોય આગ્રહ હશે નહીં અને વિજ્ઞાન અને એના અંશો જશે પોતે કે પોતાની પ્રકૃતિ કે પોતાના પ્રારબ્ધયુક્ત પ્રકૃતિના અંશો પણ અંદર દેખા ના દઈ શકે એવું દીપક કન્યા સ્વામીજી અમને સમજાવ્યું ત્યાર તો અમે સમજ્યા સાહેબ મોટા સ્વામીજી છો gold medalist engineer gold medalist પાસે દાદા એ આ મૂક્યા છે આપતો પુત્રોને શું એમને એ કઈ શોધવા ગયા હતા એમને તમને શોધવા ગયા હતા તમે એમને મળ્યા ના ના બધું જે કર્યું તે દાદા જ કર્યું હા પ્રેમથી ખેંચા રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્ર શોધવા ગયા હતા <laughs> નરેન્દ્ર કે તું હું તને બહુ ખોડતો હતો ક્યાં ગયો હતો તું આ કે છે આવું અમને પહેલો અનુભવ એમનો છે અને બધા આપતા પુત્રો પોતપોતાની રીતે એક એક ખંભાથી શરૂ થઈ અને ક્યાં ક્યાં વિકસ્યું આજે બહુ ખીલી રહ્યું છે મહાત્માઓ આ બધા આપતા પુત્રો દરેક જણ વ્યક્તિગત રીતે અને પોતાની સાથે એક જણ રાખે કોઈ વડીલ આવી શકે એવા તમને જરૂર રાખે બસ બે કે ત્રણ આખા ભારતના ખૂણે ખૂણે રસિકભાઈ ફરી રહ્યા છે આખા ખૂણે ખૂણે કોના માટે તો કે પોતાના સ્વાર્થ માટે શું કહ્યું સ્વાર્થ માટે તો જવું જ બધે ભટકવું જોઈએ કે નહીં બીના બોલ ને વિહારવું જોઈએ હા <laughs> કઈ ભટકી પડવા માટે નહીં આ તો જરાક મજા કરી લીધી થોડીક સત્સંગ જોડે ગમત તો હોય થોડીક નહીં હે દક્ષા ભાઈ ક્યાં ગયા અમારા વાલા આપણા દક્ષા નથી આવ્યા છે કઈ વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં તો બરોબર છે એટલે આજે પેલી શરૂઆત જ કરી દે જાહેરાત અમુક હા અને બીજી આપને કહેવું તો કહી દેજો કે થોડો સત્સંગ કરી લઈએ અને પછી આપણને એક કલાક જવાનું છે એને કરજો પછી અમે બધું ચાલુ રાખશું બરોબર છે રસિકભાઈ ચાલો તો આપ સુરેશ સુરેશભાઈ સાહેબ આપણે જરા બોલવાનું આપો છે જો ચાલે છે જય સચ્ચિદાન ખાસ દાદા ભગવાન નાઇન્ટીન એટી ટુમાં ફર્સ્ટ ટાઈમ અમેરિકા આવ્યા વસંતભાઈ જો આવ્યા નથી પણ ખાસ એ ડિટ્રોઇટ લઈ આવેલા દાદાજી અને એમને અમને શરૂઆતમાં જ એક સારામાં સારું સૂચન કરેલું કે સત્સંગ રાખો તમે બધા એટલે તે વખતે દર મહિને એક વખત રાખવાનું નક્કી થયું હતું તો એ પ્રમાણે દર મહિને એક સત્સંગ થતો હતો દાદાજી નાઇન્ટીન એઇટમાં બોલો બોલો નાઇન્ટીન એટી એટમાં દાદાજી આપ પધાર્યા અહીંયા ફર્સ્ટ ટાઈમ અમેરિકામાં ત્યારે આપનું સૂચન એવું થયું હતું કે હવે તમે દર અઠવાડિયે એક વાર મળો અને દાદાજી કહેતા બહુ જ આનંદ થાય છે ડિટોરના મહાત્મા તરફથી કે એક પણ સત્સંગ અહીંયા બેસ નથી થયો એટલું તમને કહું દાદાજી હા બધા સરસ છે આનંદ છે મોટી વાત અમેરિકાનો દેશ છે બધું કામમાં બધા વ્યસ્ત હોય છે બધા છતાં અઠવાડિયામાં એક થવું બહુ મોટી વાત છે આપણે અધરવાઇઝ આપણું જીવન જોજો પહેલાંનું આપણો ક્યાં સમય જતો અને શું થતું અને આજે કેટલો સમયનો સદુપયોગ થતો જાય છે ભલે બે કે ત્રણ કલાક ચાર કલાક મળી સરસ લગભગ ચાર થી સાત અને અને અમારે ચાર થી પાંચ માર્કમાં અત્યારે કદાચ સાત હશે પણ લિમિટેડ ગ્રુપ હતું છતાં પણ કોઈ કોઈ બંગાણ વગર અહીંયા દાદાજી ચાલુ રહ્યો સત્સંગમાં લિમિટેડ ગ્રુપ હોતું જ નથી એક હોય છે તો અનલિમિટેડ હોય છે ના એ વાત તદ્દન સાચી છે ઘણી વાર બે હોય તો પણ મળતા હતા બધાને ખબર છે એટલે દાદાજી લગભગ ચૌદ પંદર વર્ષ અહીંયાથી મેં ડિટ્રોઇટ છોડ્યું પછી કપિલભાઈએ ઉપાડી દીધેલું એ કામ અને બહુ સરસ રીતે ચાલતું હતું અને આજે આપને રેકમેન્ડેશન કરું છું કે રસિકભાઈના પુત્ર હર્ષિતભાઈ એ કામ હવે સંભાળી લે કારણ કે આપણે યુથની પણ જરૂર છે અને એ રીતે દાદાજી આપને વિનંતી કરું છું કે આપ એને સ્વીકારો અમે તો સ્વીકારીએ અમને માતા પિતાની પરવાનગી લેતો ને પિતા માતા તો તો માતા પિતાને દાદાજી આપનો સંઘનો હોય તો પછી માતા પિતાનો તો પહેલેથી છે શું એટલા બધા શબ્દો એવા છે મંજુ તો ઉભો થઈને કે કે મારા માતા પિતાજીના સંમતિથી અને મારી ગુરુ જેવી મારી પત્ની કૃષ્ણા મારી ફ્રેન્ડ કે મારી જીવન સાથી મારા માતા પિતાના સંબંધી અને મારા જીવન સાથી શું કોણ જીવન સાથી કૃષ્ણ હા તારા તારા બધા પેલા ગુરુઓ નાના હા એ ત્રણે ગુરુઓ સિનિયર ગુરુ સિનિયર તો સ્વીકારું છું હા અને આપણે પણ બધા આ પાડે તો જ સ્વીકારાય કે સંમતિ આપે તો એમ એમને સ્વીકારાય રાજી છો આપ તો આજે અમે હર્ષિતભાઈને આપણા ડેટ્રોઇટના સંઘ જય સચ્ચેદાનંદ સંઘના પ્રેસિડેન્ટ તરીકે પ્રેસિડેન્ટ કહેવાય છે શું કહેવાય છે સંપતિને સંપતિ દાદા કહેવાના સંપતિ અને અમારા દક્ષાબેનને સહાયક સંપતિ તરીકે મૂકીએ છીએ ચાલે પણ તમારે અમે જોડે રહેવું પડશે ઠાકોરભાઈ હા એ સહાયક હોય જ કારણ કે એ સંજોગો અનુસાર બધું થાય અને અહીંયાથી અને એમને ત્યાંથી બેવથી આ સંઘ ચાલ્યા કરશે બધું એ પ્રમાણે તો આ સૌએ આનંદથી બધાએ બહુ સારી વાત છે અને યંગ પણ છે દક્ષાબેનનો ઉલ્લાસ ઠાકોર રસિકભાઈ બધા છે જ આપ બધા સાથે જ પાડી લેજો અને એને જેટલો વિકસાવજો બધો આપણે સામે ચાલીને કોઈની પાસે જવાનું નથી પરંતુ આ સત્સંગની સુવાસથી જ જે કોઈ આવે એમને ભલે એમને લાભ લે એવા કરવાનું સંગ જ કરશે અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે ચાલો જય હવે દક્ષાભાઈ બધું તમારું ચિત્ત ને દિલ બધું આમાં આવ્યું એ તમારો કપિલ હા કપિલ આના માટે બધું છે જ ખરું કે નહીં રસિકભાઈ સમજી ગયા ને કપિલ ચેતન છે અને આપણા બંને દીકરા દીકરી બંને પણ એ થશે અને આપણે ભાઈઓ તો છે બંને સુરેશભાઈ તમે આપતા સૂત્ર પૂછ્યું નથી તો લઈએ આપણે તો હવે આપણે એક સત્સંગમાં લઈએ કે આ સુરેશભાઈને એક આપતા સૂત્ર છે દાદા ભગવાનનું જે પુસ્તક છે એમાંથી ત્રણ હજાર છસો ને બાણું three thousand six hundred and ninety six number છે એનો તે લઈએ આપણે ગુજરાતીમાં છે હું વાંચું છું હમ ધીરે ધીરે વાંચું આ બોલજો અને પછી એના પર આપણે સુરેશભાઈ આપવો એ પ્રમાણે સત્સંગ બરોબર છે હા યસ યસ દાદાજી દાદા ભગવાનના અસીમ જય જયકાર આપણે બધા મહાત્મા પૂછે છે ને એનો લોગો બની જાય છે ઓમ નમો વિતરાગાય દાદા ભગવાન અસીમ જય જયકારો અને આ નીચેનો આ સમજાવવા કૃપા બધા લોગો થઈ ગયો છે આ પ્રમાણેમાં અને અમુક લોકોને બસ અસીમ જયકારો તો લોગો થઈ જ ગયો બધા એનો વ્યવસ્થિત એટલે કઈ છાપેલી વસ્તુ નથી બોલો તમે જેવા પરિણામ કરો તેવું જ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત પોતાના પરિણામ ઉપર આધાર રાખે છે પોતાના પરિણામ પર આધાર રાખે છે પોતાના પરિણામનો આમ સીધો બદલો નથી મળતો પોતાના પરિણામનો આમ સીધો બદલો નથી મળતો પણ એ કુદરતમાં જાય એ કુદરતમાં જાય ને અને તેમાં બીજા સંજોગો ભળે તેમાં કુદરત ભળતા જે પ્રમાણ થાય જે રંગ રૂપ થાય જે જ રૂપક આવે આ તો એવું અદભુત તમે ખાંચી ખાંચી ભરેલું છે આખું વિજ્ઞાન આટલામાં આવી ગયું બધું જેના લીધે જગત આખું મજા આવ્યું છે વિશ્વ હજી કોયડા સ્વરૂપ ચાલ્યા જ કરે છે ગુળ ગુળ ગુળ ગુમરાય છે કોયડાના સોલ્યુશનો ખોલતા વધારે કોયડા ઊભા કર્યા કરે છે બધા એટલું બધું છે આમાં તો હવે આમાં શું વાત કરીશું તમે જ કહો દાદાજી વ્યવસ્થિત પોતાના પરિણામ ઉપર આધાર રાખે છે અને પોતાના પરિણામનો આમ સીધો બદલો નથી મળતો દાદાજી પરિણામની ખાસ કનેક્શન પરિણામ એટલે શું સુરેશભાઈ કે એ એનું પોતાનું પરિણામ નથી ભાઈ એ વ્યક્તિનું પોતાનું ઊભું કરેલું પરિણામ છે અને ઊભું કરેલું પરિણામ પરિણામ સ્વરૂપ વ્યક્તિ થઈ હમ અને એ એનું પરિણામ પ્રમાણિત થવા માટે એ એક વ્યવસ્થા તંત્રમાં જાય છે અને વ્યવસ્થા તંત્રની મારફતે પછી એ પરિણામ સ્વરૂપ આખું એનું છે એ વ્યવસ્થિતનો બધો શક્તિનો બધો આધાર છે જેમાં શક્તિ પૂરે પોતાની પરિણામ સ્વરૂપ અજ્ઞાન પરિણામ સ્વરૂપ કયા અજ્ઞાન પરિણામ પોતાના એટલે કે જેવું પરિણામ કરો શું કહ્યું જેવું પરિણામ કરો હું કેવી રીતે પરિણામ કરે છે એવું પરિણામ કરેલું હું એ અંદર જાય છે એટલે પરિણામ જેવા કરો તે અંદર જાય છે એમ કહેવા માંગે છે એ હું અંદર પેસી જાય છે હું એકલું હોતું નથી એને મારા સાથે જ જાય છે પાછું કારણ કે હું કહ્યું છે કે કઈ ને કઈ સ્પંદનો મનના લેવલે થઈ ગયા છે હા ફટ કરીને ગમે તેવી ઈચ્છા થાય ચિંતા જરાક ઊભી થઈ મન પેલું સ્પંદન થાય પછી ધીમે ધીમે સ્પંદન વધે ઘણા સ્પંદનો વધ્યા પછી એ સરવરાટ થાય અંદર એ સરવરાટ આખું શબ્દ રૂપ થાય છે ઘણો સૂક્ષ્મ શબ્દ છે એ તો પછી એ રૂપકમાં વધારે પરિણામો ભેગા થતા થતા થતા સૂક્ષ્મમાંથી અંદરમાં સૂક્ષ્મમાં આવે છે રીતસરની અંદરની વાણીમાં આવે છે પછી એ બધી વાણીમાં બાર રૂપે થાય છે એ ક્યારે કે વ્યવસ્થિત પરિણામ પામવા માટે શું કહ્યું વ્યવસ્થિત પરિણામ પામવા માટે હા જેવા ભાવે પૂરાયેલું હતું પરિણામ બતા એવા જ ભાવે પરિણામ પામે વ્યવસ્થિત વ્યવસ્થિત પોતે પરિણામ નથી પામતું એમાં ગયેલા પરિણામો અંદર પરિણામ પમાય છે જેના પરિણામ હતા એનાથી તો માધ્યમ તો જોઈશે ને ટપાલે કોઈ આપણે ટપાલ તો મોકલી જેને પહોંચવાની પહોંચવી તો જોઈએ ને તો કોણ પહોંચાડે પોતે પહોંચાડવા જાય હે કાલિદાસે બહુ કહ્યું એને મોકલવો હતો સંદેશો પણ ના કોણ ને પહોંચે જાતે દોડ ઉડી જાય વાદળાને કહ્યું તું મારો નો સંદેશ મીના બારા પર સજ્જો મેરા શબ્દ એ શું છે કાલિદાસ નું <laughs> મેરા પ્રેમ કા સંતોષ લઈ વાંદરા કે છે કેવો સરસ લાઈન હોત ને નિશા ભૂલ બે લાઈન નથી જરૂર નથી આ તો ગમત જરૂર નથી આપણને તો વાત છે એટલે પરિણામ વાત કરીને વ્યવસ્થિત ના એટલે કે આ બહુ ગુડ વાત છે વ્યવસ્થિત શક્તિ પરિણામ અને વ્યવસ્થિત શક્તિ પોતે પરિણામ ઉપર આધાર રાખે છે પોતાના અને એ પોતાના પરિણામમાં સીધો બદલો નથી મળતો એટલે પરિણામ થયા આપણા પણ સીધો બદલો નથી મળતો એટલે બસમાં જોઈએ પેલા વાદળા ત્યાં હતા અહીંયા ટપાલી જોઈએ કે કોરિયર જોઈએ કે પેલું ફેડેક્સ જોઈએ કોઈનું કોઈ તો જોઈએ અસર પાછી હે ના હોય ભાઈ તમે જાઓ છો ને આટલું મારું લઈ જાવ લઈ જાય તે પેલા છે કઈ કામમાં અટવાઈ ગયા અટવાઈ ગયા મૂક્યું તે પંદર દાડે મહિને દોઢ મહિને મળ્યું અરે મને આપ્યું તું શું થયું પહોંચે કે અડધું પોચે કાચું પોચે બધું જ થઈ શકે છે એવું થઈ શકે ખરું જે મળે એ વ્યવસ્થિત જે મળ્યું પાપડનો ભૂકો તો ભૂકો મળ્યો એ વ્યવસ્થિત એ વાત સાચી કોને મળ્યો જેનો પાપડ છે જડોજી ભૂકો છે તે પોતે પોતે જ પાપડ ને પોતે ભૂકો એ પોતાને સમજી લેવાનું આમ તો પોતા હું આવું છું તેમ છું બહુ સમજે છે તું આ જેવો હતો જો તને આવ્યો સામે હવે એને સ્વીકારી લે ને પહેલા સ્વીકારી લે એટલે એને થાય કે મને બહુ મને પાપડ બનાવતા હતા ભૂકો કરતા હતા એવા તો મને સ્વીકારી લીધો તો હું છૂટું થઈ જઉં ને કારણ કે પાપડ ને ભૂકો આપણો નહોતો એ ચેતન એમાં પૂરેલું જ નહોતું પણ ચેતન વગર થતું નતું એટલે એમાં નિશ્ચેતનતા આવી ગઈ શું એ છે જ નહીં ચેતન નીકળી જાય પછી ચેતન જ ના રહે તો કશું જ ના રહે મોખ ખડું જીરો કશું જ નહીં સમજો જગત ના રહે કશું ના રહે એ મોટી બહુ શોધ છે દાદાની નિશ્ચેતન ચેતન શબ્દ ક્યાંય મળ્યો નથી કોઈને એના પર જેટલા નોબલ પ્રાઇઝો નીકળવા કરી શકે એમ છે એવા હોવા જોઈએ કોઈ ઠાકોરભાઈ સાહેબ નોબલ પ્રાઇઝો નોબલ ને શું કરવાના અને એના પર કોઈ કોઈનું એવી રિસર્ચ કરીને બધું નીકળે નથી કોઈ ગજબ તો છે તો નોબલ પ્રાઇઝ તો ખુશ થઈ જશે પણ પેલો સ્વીકારનાર નહીં હોય કે મારે શું કરવું ભાઈ તમે જ રાખી મૂકો શોભામાં જાઓ આ એક અનામી હતો એ શું કરે તારે મહાત્મા હવે સ્વીકારેવા નથી બિચારા જે હોય તે વ્યવસ્થિત અર્પણ શું કોને અર્પણ હા તારી મારફત આવ્યું તને અર્પણ તો કે ભલે મને અર્પણ કર્યું હું સ્વીકારતું નથી હું જરાય સ્વીકારતું નથી કે છે એ વિતરાક છે સાહેબ શું કહ્યું વિતરાક છે કુદરતી વિતરાક બધું વિતરાક છે સમજે એક માણસ હારો લાગી એને ખોઈ ગયો શું કહ્યું ખોવાઈ ગયો આ શું ગીત ને રાગ ને આ તો કઈ જીવવાનું કઈ મને મજા પડે રાત રાગ ત્યારે અને એકલો કરો રાખો તો હારો લાગે મને એ જોડે જોડે જરા ખાતું હોય તો જલેબી હારી લાગે મને એટલે અસર ચાલુ હે તે વચમાં ફિફ્ટી ફિફ્ટી બિસ્કિટ નીકળ્યા હતા ક્રેક અને જેક એટલે જોયે તો ખરી મજા ગમત આ દાદા ભગવાન એ તો જીવન હસવું હોય તો હસાય નહીં રડવું હોય તો રડાય નહીં એટલું બધું હાલત ખરાબ થઈ ગઈ એવું હતું સમજાયું એ બધાને અંદરથી કેવા આનંદ પૂર્ણ કરી દીધા હવે જેટલો જેટલો આનંદ ખુલે એટલો આપણો શું કારણ કે એમાં આપણું મારા પણ આપણા પણ ક્યાં છે હમ એ તો સ્વત સ્વભાવથી છે પોતાના આત્માના આત્માનો ગુણ છે આત્માનું લક્ષણ છે આનંદ અને એ જ આનંદ એના અંશો ખીલતા ખીલતા ખીલતા વિકાસ થતા થતા પરમ આનંદ સ્વરૂપમાં પરિણમતો જાય છે પરમાનંદ એટલે જેમ જેમ આપણું જ્ઞાતા પણ આપણું દ્રષ્ટાપણું આપણે જ આપણા પરિણામો ઊભા થયેલા હતા એને આપણી સામે આયા કરે છે મનથી આવે છે વાણીના આવે છે દેહથી આવે છે અને દેહના બધા વ્યવહારથી આવે છે પણ આપણે બહાર દેહના વ્યવહાર વ્યવહારમાં બહુ આમ ખોઈ ગયેલા બધા ભણાઈ ગયેલા છીએ ને એટલે એ તો રહેવાનું જ છે એક તો હતું છે કાયમનું રહેવાનું છે પરંતુ જ્ઞાન જેમ જ્ઞાન છે એના માટે કેવું સુંદર છે શું અને દાદાએ કહ્યું નિરંતર નિર્વિકલ્પતા નિર્વિકલતા એને સમાધિ કહી હે આપણો કપિલભાઈ હતા ને ટોટલ નિર્વિકલતા એને કામ કર્યા કર્યું આટલા વર્ષો એવું રસિકભાઈ નહીં નિર્વિકલ સમાધિ હવે એને કંઈ બતાવવાની ચીજ છે કોઈને ખબર પડેલું છે અને આપણે બતાવીશું નથી જેને મળે ને જેની જેમ આંખોમાં જરા ઓળખવાની શક્તિ હોય તો સમજી શકે છે અને કપિલભાઈને બધી રીતે મળ્યા હોય પહેલા મળ્યા પછી તરત જ ખબર પડી જાય એને બધા મહાત્માઓ માટે આવું હોય સમજાયું ને એટલે સૂત્ર તો બહુ અદભુત છે આ તો દાદાને એટલા બધા મહાત્માઓનો અનુભવ છે કે જીવનોમાં ક્યાંય પણ કઈ સમસ્યા ગુજ મૂંઝામણ થઈ હોય કંઈ અક્રામણ થાય કંઈક થાય ને તારે સૂત્ર મૂકી રાખ્યું હોય ને અને બહુ બે થાય લો આપતો સૂત્ર દાદાનું અને આમ ખોલે ને એ પાના પર એનું સમાચાર સમાધાન હોય છે બોલો કેટલા મહાત્માઓનો અનુભવ થઈ ગયા રસિકભાઈ પૂછો ખરું કે નહીં આ શરૂ શરૂ થયું આ બહુ થયું હતું એટલા બરોબર એટલે આમાં તમે પરિણામ નું શું પૂછ્યું બસ એ દાદા આપણે સમજાવી દીધું છે વ્યવસ્થિત હા વ્યવસ્થિત પોતાના પરિણામમાં સીધો તમે જેવું પહેલું તેવું જ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે વ્યવસ્થિત પોતાના પરિણામ પર આધાર રાખે છે એટલે કે જે પરિણામો પૂર્યા છે એના પર એને વ્યવસ્થિત શક્તિ કહી કોમ્પ્યુટર એના પર જે ફીડ થયું એ ફીડ પર આધાર રાખે છે એનો મતલબ આવો થયો શું કહ્યું કોમ્પ્યુટર સ્વયં કંઈ એ બહાર નથી આપતું જે ફીડ થયું એના પર આધાર રાખે છે આધાર રાખે છે એટલે એ છે તો એનો એ છે એનું એને બહાર નીકળે છે છેલ્લું છે તે હજુ સમજાતું નથી જે રંગ રૂપ થાય તેવું રૂપક આવે એન્ડમાં એ બહુ ભૂલ વાત છે એમાં શું છે આખું આત્માને નું વિજ્ઞાન આવ્યું આત્માને સંયોગો એ સિવાય જગત છે જ નહીં કંઈ આખું જગત જોવા જાય જો તાત્વિક દ્રષ્ટિથી સમજવા જાય તો આત્મા છે સંયોગો છે બી કાંઈ નથી હવે સંયોગો શું છે તેનું વિજ્ઞાન છે આખું આ બહુ મોટું એનું તો ખરું વિજ્ઞાન છે અને એટલા માટે આ વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત સમજવા માટે સંયોગોનું વિજ્ઞાન જેમ જેમ આપણને સમજાતું જતું જાય સંયોગો શું છે સંયોગો એ છે કે ચાર મુખ્ય કારણો અને પાંચમો ભાવ જે ભાવમાં જે ચાર કારણો ભેગા થવાના દરેક માટે જન્મથી તે આકર સુધીમાં એ વ્યવસ્થિતના આધારે થાય એ સંયોગોનું વિજ્ઞાન છે આખું ફેડરલ કોઝિસ કે સમુચ્ચય કારણો એમાં ભારતના બધા ધર્મો છે એમ દર્શનો છે દરેકે પોતપોતાની રીતે સમજાવ્યું વેદાંતમાં જે રીતે કહ્યું છે તે ભારતમાં વેદાંત બધા ફાટા પડ્યા ને એ રીતે લોકો સમજાવ્યું અને વિતરાક પુરુષે કેવી રીતે સમજાવ્યું કે ચાર મુખ્ય કયા તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હવે એમાંથી વિતરાગ માર્ગમાં પણ એક દર્શનનો ફાંટો પૂજ્યો આડો થોડો આડો એવી રીતે કે આ નિયતિ ને એવું બધું થઈ ગયું એટલે કે આ શું છે આ તો નિયતિ મુખ્ય છે એવું સમજવા ગયા શું કહ્યું એટલે કે એના નિમિત્ત અને ઉપાદાન એના પરથી બહુ મોટી ચાલ્યું જબરજસ્ત મોટા મોટા પીએચડી કરેલા એમાં સંડો સંડોવાયેલા આજે પણ ચાલે છે સમજાયું આમાં એટલે નિયતિમાં માનનારા કે કે ઉપાદાન જાગ્રત રાખવું પડશે એટલે કે આત્મા આપણે છૂટવું છે છૂટવું છે આત્મા આત્માને માટે જાણકારી માટે પાછળ પડ્યા કરે ખોજે શું એવું જાગ્રત રાખવું પડશે તો નિમિત્ત તમને આઈન મળશે કહે છે તો દાદા શું કહે છે નિમિત્ત જ જોઈશે પહેલું નિમિત્ત હશે તો ઉપાદાન એની જાગ્રત થશે નિમિત્ત જ કામ કરી શકે નિમિત્ત વગર કશું ના થાય તો કે નિમિત્ત કેવી રીતે કરી શકે ભગવાને કહ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ નથી કરી શકતું એક દ્રવ્યનું પરિણામ બીજા દ્રવ્યનું પરિણામ ઊભું નથી શકતું બે દ્રવ્યના પરિણામ થઈને એક દ્રવ્ય નથી થતું વગેરે વગેરે વગેરે શાલવાદ પડે ઘણું કહ્યું છે આપ સમજો છો કે નહીં બધા ના હોય તો પૂછતા જજો સોનું નું પિત્તર એમ આપણે બે જુદા કહીને કેવી રીતે વિચારવાનું આપણે સમજવાનું ઉદગલ અને ચેતન મેટર અને આત્મા એ રીતે વાત કરવાની બીજા ચાર છે તત્વો પણ એ બધા સમજાયેવા નથી પણ આપણે મુખ્ય આ બેની રમતો છે રમતો આમાં આવે છે અને કાર જોડેલો છે શું કહ્યું કાર જોડેલો છે કાળ એટલે અત્યારે કાળ બહુ મૂંઝવે છે બધાને બહુ જ મૂંઝવે છે એટલે લોકોની મૂંઝવણો કાઢવા માટે કે છે આ દરવાજો ત્યાં અહીંયા મૂક્યો છે ખોટું છે હું તમને બતાવું આમ કરી નાખજે એટલે અહીંયા કરે પાછા હે તઈ બેડરૂમમાં તઈ આ બધું આમ ગુઠવી નાખજે છે જો બધા અરે જેમ સમય જાય એમ ધંધાના પ્રકાર તો બદલાય કે નહીં હે જ્યોતિષ જ જાતના થોડા હોય છે સમજાયું હું છે એટલે કુદરત સંયોગો મળે સંયોગો ભાઈ સાહેબ દ્રવ્ય ક્ષેત્ર કારણે ભાવ સમજાયું ને અને ટેકનિકલી શાસ્ત્રમાં જુદા શબ્દોમાં કહ્યું છે અનુવાદ વાત છે અનુવાદ પણ શબ્દો જ બદલાયા છે એમાં એમાં ભગવાનના સમયમાં આજે ભગવાનને પોતાની જોડે રહેલો એ ગોશાલક બ્રાહ્મણ હતા શ્રેષ્ઠ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા તેઓ અને બહુ તપસ્વી તે એમને વર્ધમાન સ્વામીને જોયા નીકળ્યા જોયું ઓહો આ બહુ સમર્થ લાગે છે એટલે એ તો હતો તપસ્વીને સાધુ હતો હું એમની સાથે ધીમે ધીમે જોડાવું તેમણે કહ્યું પ્રભુ મને સ્વીકારો મને આપનું બહુ ગમ્યું હું આપની સાથે રહીશ અરે એમને તો સ્વીકારે એટલે હારે કહ્યું નહીં પણ એમને જોયું કંઈ નહીં આ છે તો આ જ પડ્યા સમજાયું આ બહુ જૂની વાતો છે બહુ સમજવા જેવી છે દાદા ભગવાનને સમજવા હોય તો આ કાળમાં ભલે એમ પટેલ શરીર બોડીસ પર એ સમજવું રસિકભાઈ બહુ ઝીણી વાતો છે બહુ ઝીણી વાતો છે અમે અમથા નથી કહેતા કે દેહનો અવકાશ છે માલ અમારો એક જ છે શું કહીએ છીએ એમ ના કહી શકું મારું એકલાનો માલ એકો છે બધાને જેને મળ્યા છે બધાની વાત છે સમજાય છે જેને મળ્યા છે હવે જેને મળ્યા છે એવા જેની ભાગે હવે માલ ખુલ્લો થઈ ગયો હોય ને તો એ બધાને કામમાં લાગે બધા ખુલ્લો તો બહુ થાય એવું લાગે જીતું ને બહુ મન થાય છે મારો માલ દાદા ભગવાનનો માલ ખુલ્લો થઈ જાય જો એ ધંધો મળે છે ને કોઈ હોય એની ગુરુ તારા કરતા ડાઈ છે આ કેનેડાના મને અઠ્યાસી મળેલા આ લોકો સુરત સુરત ને ત્યાં અઠ્યાસી માં રસિકભાઈ આ શું કરે તે કંઈ ટપાલ બધું પહોંચાડવાનું એ કામ કરતો પણ બહુ પણ એનું દાદા મળ્યા આ ચાખી કહો ને સ્વાદ ને સુખ પોતાનું એ ગમે એ પણ આ તો એક પેટ્યું રડવા માટે છે એટલું જ એને કર્યા કરે જબરો હતો બેસાડે ને આપણા બાકરો લિયા વિદ્યાનગર ના બાકરો લિયા હે આજે તો વિદ્યાનગર થઈ ગયું અરે કેટલા વીઘા જમીન છે એક બે કેટલા છ એક તો તને ત્રણ ચાર કરોડ તો મળી જશે મળે અરે પાંચ છ થઈ જાય પૂરા પૈસા ઉભા કરી દે ને આજે તો વિદ્યાર્થી એ થઈ ગયા બધું બહુ વાપરું અને ભીનુભાઈ હતા ને એ મારા મિત્ર હતા અત્યારે તો મોટી ઉંમરે મને લાગે પાસ થયા એ સરપંચ હતા બાસોડના એ બહુ પ્રમુખ કુટુંબ મુખ્ય તને ખ્યાલ આવતું તો અહીંયા બહુ નાનો વાત આવ્યો એ જે લીનુભાઈ અમારા હું વિદ્યાર્થી મળતો ને તમારી સાથે એ પછી તો અમારી જુમ્મા ને એટલે આ સંયોગોનું વિજ્ઞાન એમાં આપણા પરિણામો ભરે અને એમાંથી વિજ્ઞાન ઊભું થાય છે એ વિજ્ઞાન અજ્ઞાન પુરાયાથી અને એમાંથી પછી એ વિજ્ઞાન એટલે કયું અજ્ઞાનનું વિજ્ઞાન એ અજ્ઞાનનું વિજ્ઞાન આપણને આપણું જ્ઞાન મળે નહીં કે હું કોણ છું પોતાને મને ઓળખાય નહીં ઓળખાણ પડે નહીં અને હું સ્વરૂપ થઈએ નહીં અને હું સ્વરૂપ થઈ અને આપણા અજ્ઞાનનું પૂરેલું હતું એને વિજ્ઞાન ના કહેવાય પણ પરિણામ કયા શબ્દ મૂક્યો છે પરિણામ એ પરિણામ એ પરિણામ ઊભા થયા તેમાંથી નીકળવું જ પડે ને પરિણામ મૂકાયા એટલે જેલમાં પૂરાયા હવે જેલમાં પૂરાયા બધા કે જેલમાં કાળો કાળો કાળો કાળો કર્યા કશું મળે નહીં કોઈનું એમાંથી આ નીકળવા એટલે એને બંધન કયા હમ સૌ સાધન બંધન થયા કોણ બોલે છે સહુ ધીમે રેણવું જેવું પછી બોલજે સહુ સાધન બંધન થયા બોલો સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય સત્સાથી ઉપાય ના રહ્યો એટલા બધા બંધન નીકળવા માટે કોઈ ઉપાય ના રહ્યો ત્યાં સુધી માથાકૂટો કરી નીચે અગ્નિ બારીને આમ કરીને તેમ કરીને આ પગ અહીં મૂકે બીજો પગ એને મૂકે પછી બે પગને પકડે અને એવો ચકડી નાખે પોતાને શું શું નથી કર્યું સાહેબ ખરેખર એ જ્ઞાન તપ કે ના આપણે એ લાગે છે ઉસરીથી કરવાનું છે છતાંય ભગવાન એને કુ તપ કયા કુ કુ એટલે ખોટા નહીં ઊંધા ઊંધા ઊંધા માર્ગ વાળા એને જવું છે સૌરવમાં ખોરવો છે પણ તપ ઊંધા માર્ગ ના થયા એને ભગવાન સમજાય છે કે ઊંધો માર્ગ સૌરવનું તો ભગવાન બોલે નહીં પણ કુ શબ્દ મૂક્યો છે શું આપણે કાળાને કાળો ના કહેવાય પણ સેને નેણ ગોયા ભાઈ એવું કેવું પડે હવે ડરબી શીખવાડે છે કેવી રીતે ગાળે છે એવી વાત છે ભાઈ ભાષા છે ને તો એટલે સત્સાધન આપણને સત્સાધન સૌ રહેલો કોઈ ઉપાય સાથી તો કે સત સાધન સમજ્યો નહીં એટલે કે જે સત્કર્મ તું નીકળ્યો છું અને એના માટે તું આ બેડીમાં છું અને બંધન તૂટે તૂટે તો તને કે મન જકડેલું સત છે હું જડે તે પણ એ સત સાધન તો સમજો નહીં હવે એમાં કેટલી બધી ગુણ સમજ મૂકી છે શબ્દો તો આટલા જ છે કહેવા શું મારે સત અને સાધન એ બે શબ્દો પાછું સમજ્યો નહીં સમજો નહીં એટલે સમજનાર એક અંદર આવી ગયો બીજો શું અને પોતે સમજ્યો નહીં એટલે પોતે આવ્યો નહીં સમજનારો હવે સમજવણે કહ્યું તો સમજાવનાર હોવા જ જોઈએ સામે એ અંદર આવી ગયા આટલા શબ્દો કેટલા સમય ગયા કેટલા સમય ગયા સમજાવનાર હોવો જોઈએ હવે સમજાવનાર હોય તો સમજાવનાર કેવો હોય પોતે સત સ્વરૂપ હોવો જોઈએ બસ બીજું આવ્યું દક્ષા આ ગુડ વાત તો દાદા ચપટીમાં આપણને સોલ્વ કરી આલી ચપટીમાં આપ સમજ્યા ને પોતાના જીવનમાં જીવ્યા અને બાળપણથી તે છેઠ સુધી જે બધા પ્રસંગો આવ્યા પણ જ્ઞાન થયું ત્યાં સુધી જીવી જીવીને બધા પચાયા નીકળ્યા ત્યારે આ સત્સાધન નીકળ્યું રસિકભાઈ રસિકભાઈ છેલ્લા છેલ્લું રણછોડભાઈ સાહેબ રણછોડભાઈ જોડે અમારા ત્યાં સોનગઢમાં રાખેલું તે દાદાને થયું કે ભૂતકાળનો ભય જરાય નથી no totally gone hundred percent અને ભવિષ્ય માટે મને ક્ષણ માટેનો મને વિચાર આવતો નથી કે છે પણ આ વર્તમાનમાં હું અંબાલાલ છે તો પછી પોતાનો અંબાલાલ કે બીજા કોઈ અંબાલાલ ભાઈ કે તો કોઈ વખત થઈ ગયું હતું તેમાંથી પાછું નીકળી ગયા અંબાલાલ ભાઈ માંથી ભાઈ શબ્દ એને શું નડે તો એને એમને એક નાની નાની વાતો પર એટલું બધું ઊંડાણ છે ઊંડાણ જો એમને સમજીએ ને આપણે બહુ સમજવા જેવું છે આપણે દાદા મળ્યા નેમ પટેલ એમ કરી બેસી જ રહીએ એવું કશું થતું એમને સમજવાની જરૂર છે સમજાયું ને અને આજે પણ આપણે સમજાવી શકીએ છીએ બધા કોઈને પણ કહી શકીએ છીએ આ ચિત્ર પર છે દાદાનું એમને હાજર હતા તે વખતનું છે ને આ ચિત્ર બસો વર્ષ પછી કેવું હશે જોજો કાગળ હશે નહીં ત્યારે બધા પોર્ટ્રેટ ના બધું થશે થયા જ કરવાનું કે નહીં ઉઘાડી વાત છે એટલે દાદા કહે છે તું કૃષ્ણ ભગવાનને ભજું છું પણ એ ફોટામાં અત્યારે ચિત્રેલા હોય મૂર્તિ બનાવી હોય ગમે તો ભણીશ તો કરો પણ તું કૃષ્ણ ભગવાનને જે યોગેશ્વર હતા એવા ભજુ તો કામના યોગેશ્વર ક્યારે હોય એ વાસુદેવના વસુદેવના પુત્ર વાસુદેવ રૂપે હતા એ પાછા હાજર એવા નિવાસ થાય હવે વાસુદેવ વસુદેવ એમના પિતા કેમ ના હાજર થાય માતા કેમ જશોદા એ મીણ બધા પાછા બોલાય અને કૃષ્ણ જમડા જમનાવા જમાવા જમનાવા પડે પાછું દીક્ષા કેવું છે આ બધું ખોટું નથી એ સારું પુણ્ય બંધાય છે જે થાય છે એવું ખોટું ઊંધે માગે છે એના કરતાં સરખો રહેશે એવું પરંતુ સાચા કૃષ્ણને કેટલી કેટલી રીતો બતાવી કેટલી સુંદર રીતે કહ્યું બધા જાઓ તમે કૃષ્ણ ભગવાનની પ્રતિમા જાઓ બોલે એવી છે પણ તમને બોલાવતા આવડવું જોઈએ કે છે હમ હા હનુમાનજી છે બોલાવે એ કરવું પડે આ બધી વાતો આપણે પોતાના જીવનમાં અનુભવવાની સમજવાની છે આ શરીરમાં શ્વાસે શ્વાસે ગૂંટાઈ અને વણાતું જતું જાય ત્યારે આપણું જીવન એ પ્રમાણે દાદાએ કહેલા ને શબ્દો જીવાતા જાય આપણાથી શું કહ્યું શબ્દો શબ્દો નથી એમનો અનુભવ છે જ્ઞાન છે એમનો અર્થ છે આખો આપ સમજ્યા એટલે આપણે આ બધા ગયા પરિણામો અને એને એ પરિણામ પર આધાર વ્યવસ્થિત રાખે છે એટલે વ્યવસ્થિત તો વ્યવસ્થિત છે કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર છે રિઝલ્ટ કોણ આપે છે કારણ કે આ બધું સોફ્ટવેર ને આ પાછું માઉસ જોઈશે પાછું હવે એ ના ચાલે પછી આ બટન પછી એ કાળી પાસે સાહેબ તો કંઈ કેટલી ટેકનોલોજી લે લાયા તમારે એટલે હવે તમારે બહુ કરવું નહીં પડે હળવું પડશે હવે હળવા પડે જ જો થોડું કંઈ હળવા આગળ આમ આમ થઈ જશે આ શું થાય એટલા તો લોકોને તો શું શું કરી નાખ્યું છે કે ખાલી તમારે કંઈ ધરવાનું થઈ જશે કે છે એવું મેં સાંભળ્યું હમણાં સાંભળ્યું કોઈને ખરું કોને કહ્યું મને ત્યાં કહ્યું કોઈ કે કહ્યું મને એવું એવું નીકળ્યું છે લેટેસ્ટ છે પણ બજારમાં નથી આવી બોલો એ હોય ને આમ ટચે નહીં કરવાનું એવું છે એ સ્કીન છે આમાં તમે નાના મશીનો આવે છે ને એમાં એટલે આપણે આમાં કશાની જરૂર નથી કુદરત એટલી બધી ગજબની છે એ વ્યવસ્થિત પરિણામ પર આધાર રાખે છે એ પરિણામનું એનું ટપાલને બધું પહોંચાડવા માટે કંઈક વચમાં પછી શક્તિ હોય એવા ફોર્સીસ હોય છે એને નેચરલ ફોર્સીસ કહે છે શું કહ્યું અને નેચરલ ફોર્સીસ કેવા હોય એમાં માણસના માણસનું ભેજું ના ચાલે અને એમાં વ્યવસ્થિત કંઈ કશું ના કરે સીધું પણ વ્યવસ્થિતનું બધું કરવા માટે વચ્ચેની એજન્સી છે એક જાતની શું કહ્યું ફેડેક્સ જેવી સાહેબ શું કહ્યું એને પ્લેન <laughs> ના છે કશું નહીં જરૂર છે એને પહોંચી જાય જા પણ બચમાં પાછું કોઈ માણસ છે માણસ જેવું કંઈ ક્યાંય રહેતું જોઈએ ને એટલે અપમાન કરવા માટે કોઈ આ હોય ને અપમાન કરી નાખે હવે આ જાતે અપમાન કરે નથી એના શક્તિ જ નથી કરવાની પણ આપણું આપણું આગળ અપમાન લેવા પ્રસંગો બનેલા એ અને માધ્યમથી આવી જાય છે હમ એજન્સીઓ બધી બધી વાત તો ઝીણી છે પણ સમજવી જોઈશે એટલે આપણે જ આપણી આગળ આવીએ છીએ ટૂંકમાં શું કહ્યું આપણે જ આપણે આગળ એટલે આપણા જ પેલા અજ્ઞાનના પરિણામથી આપણે દેખી શકીએ બાકી કોઈ ના દેખી શકે એટલે વ્યવસ્થિત છે એટલે વ્યવસ્થિત પણ દાદાએ કહ્યું તમને બધી સમજણ ના પડતી હોય ટૂંકમાં એક કરજો તમારા જીવનમાં તમને જે કંઈ બને ને તે કરેક્ટ એટલો શબ્દ રાખજો તમે કરેક્ટ ગમે તેવું કરવું અપમાન હળહળતું હોય કરેક્ટ પણ એ સહેલું નથી રાખવું પણ પ્રેક્ટિસ પાડવી પડે છે અંદરથી જીવવું પડે છે આકરું લાગશે ના થાય બધું થાય એમ કરતા કરતા કેટલી વખત કરશો ને લાગી રહે પાછું ટેવ પડતા કેટલી વખત તેવું પડી જાય છે હ પછી ગુલામ કરી છે દરવી ગુલામ જવાય હે આ દસ્ય મજબૂર આમ બોલે છે બોલીને છૂટી જાય છે એવું આ દસ્ય મજબૂર ક્યાં કરે હવે એટલે હવે ટેવ એની ઊંધી ટેવ પાડવી પડે જેવી અવરી ટેવ પડી એને હવરી ટેવ કરવા માટે હવે બધું એના પર હેમરિંગ કરવું જ પડે છે એમ તો થાય એમ ના થાય હા એ તપ છે અને એમાં કોઈ કોઈ જુએ તો આપણને કરવા નહીં દે જો કોઈને દેખાયું હશે ને તો કોઈ કરવા નહીં દે મેં હું ના હું તમને કરું આમ ઠંડુ પાડી દે સુરતું અને થતું હોય તે એ તો હોય એ તો કુદરતી હોય પણ હોય તો એને લેવાનું ખરું બધાનું પણ અંદરથી સમજી જવાનું કે આ તો મને અંદર ઠંડુ પાડવા બધું આવે છે પણ હું ઠંડુ ના પડવા દઉં અને જો કોઈ દક્ષાબેન સમજી ગયા હે પછી કોઈ કહો રૂજી ગઈ છું પણ એટલે આ સાહેબ છે બહુ ઘેરું છે દાદાને એક એક શબ્દ ઘેરા હોય છે મોવો શબ્દ જેટલો બધો છે કે માણસનું કલ્યાણથી મોક્ષ થઈ જાય મોવો શબ્દ નહોતી થાય ડ્યુટી ડ્યુટીમાં જાય ને તો કલ્યાણ થઈ ગયું મોક્ષ થઈ ગયો એનો કયો શબ્દ મોહ એટલે ભાઈઓ માટે મોહ હા એનો મોહ ના કહેવાય એમને મોહી કહે છે પણ એક ગામડા વખતે હવે આ સુધરેલા જમાના રમતા બોલે ખોલે માં ડોશીમાં બોલે પોસરી બને કે છે તું આપણે ભાઈઓ ને પોસરો મન ને સમજાય દાદાજી મોવાને મોવાને ઊંધો શબ્દ તો બહુ થાય ઓમ કરી <laughs> તમે સૌરું કરી નાખ્યું ઓમ આવે અંદર મો સમજે ઓમ થઈ જાય તમે સારું કર્યું તમારું થયું ચોક્કસ તમારી વીસ મિનિટ બધી છે બસ બીજાનો બેન આયા તમે પધારો પધારો પધારો જાઓ થોડા અરે એટલું બધું ના હોય આટલી આટલા બધા ઓછી નાની ઉંમરે આવું થાય હજુ પાછળ જાઓ એટલે અમારા સુરેશ જોડે એને શક્તિ બોલે તમારી કેટલા મોટા એટલે બહુ મોટા બધામાં પાંચ વર્ષે મોટા છે ના કેટલો નંબર તમારો મારો ચોથો નંબર ચોથો એમને પાંચમો એટલે બહેનો ભાઈ બહેનો બધા બહુ છે તમે આઠ કે વધારે તો ખરા અને ચોથો મારો ચોથો તમારા ત્રીજો છે અમારા પાંચ ભાઈ ને ત્રણ બહેનો વિરલ મળે છે મને તમે ઉભા પાડી છે ને મેં કહ્યું છે કે કહેવો પડે ગજબ નો વિરલ છે આ તો એનો એનો બીજો જોટો ના જડે એમ વિરલ મમ્મી જેવું ને હા મૈત્રી અહીં મળે તો રાજેન્દ્રભાઈ નો સોના અહીં મળે તો કેમ નહીં ડોક્ટર ને આપણે ના એ ના ડોક્ટર નથી કમ્પ્યુટર કમ્પ્યુટર એક્સપર્ટ ન્યૂજર્સી માં બધા હે રાજેન્દ્રભાઈ એમના દાદા નરેન્દ્ર દાદાજી સર શું કરો છો એન્જિનિયર છો તમે કમ્પ્યુટર એન્જિનિયર અને શું બધું તબિયત સારી છે એમ બહુ આનંદ થયો અમારે બહુ ઘણા વર્ષો પછી આવ્યા છે પાંચ છ વર્ષ થઈ ગયા છે છ સાત સિક્સ એટલે બરોબર છે દસ એક વર્ષ થયા આઠ દસ વર્ષ કોને વિરલ હેડમાં છે મોટી પોસ્ટ પર છે હેડમાં છે અને કેટલું સરસ ભણ્યા દાર્શન ટુપરે મોટો પગાર આપે એમ નાની ચાલુ કર્યું તો સાહેબે અમુક ચાલુ કર્યું બે બે વર્ષ પછી છોડી દીધું દાદા ભગવાન કંઈ જડી ગયા એમને એ પાછા માસ્ટર કરવા જતા હતા તે ફોર્મ ભરીને આપ્યું બધા કહે છે એનું હું કહું છું એટલે મેં ફોર્મ ભરી દાદા આશીર્વાદ લેવા માટે શું છે આ કે માસ્ટર એમ કરવું છે એમ શું કહ્યું તું મને સમજ નહીં તમારે આ તોફાન રવા આ તોફાન બાજી બાજી મૂકી દે હમણાં જ્ઞાન પાકું કરે જ્ઞાન પાકું કે છે હમણાં ગોલ્ડ મેડલિસ્ટ બીજેટી આઈનો એ બે ઇલેક્ટ સાથે હા સારું ચાલો સારું આપણું હવે તારે પછી શું કહેવા જતો તો ભાઈ તું દાદાજી એ જે સૂત્ર હતું ને એમાં જે પરિણામ શબ્દ હતો મને એવું સમજાયું કે આપણે ભાવ થઈ જાય એ પરિણામ અત્યારે ભાવ નહીં તું તો વાત બધી સાંભળી નહીં બરોબર આગળની અજ્ઞાનની વાત છે આ તો તું અજ્ઞાનમાં હતો ને તે પુરાયેલો હતો પણ તું અત્યારે દેખાવ છે એવો નતો તું કેવો પુરાયેલો તને ખબર છે ખબર હોય મને કે સમજણ હતા લાખો ની એક જ જન્મ ની વાત કરે અત્યારે જન્મ ની તું અહીંયા આવ્યો કેવી રીતે પુરાયેલા વગર આવ્યો ભૂલ ને અલ્યા આપ તો કાવી જવાનો કે આટલું બધું વિચારીશ નહીં આવતું છોડું આટલું વાત કરી ને પછી આવું સમજો પછી મળવું પડે સમજાયું નહીં આટલી વાત કરી દે વાત સમજાય પણ મને પેલું પરિણામનો મતલબ એવો લાગ્યો કે આપણે ભાવ કરું તારો પ્રશ્ન ખોટો નથી એટલે ઘણાને પ્રશ્ન થાય તો અત્યારે ભાવ ભાવ બધા વાત કરે ને આવું ભાવ કરો સત્સંગમાં જવાનો ભાવ કરો ફલાણું ટીકું કહે ને પ્રશ્ન થાય છે આપણે શુદ્ધાત્મા પ્રેમ છે આપણે ભાવ કરવાનો હોય આવો પ્રશ્ન બધાનો છે ઘણા લોકોનો મને મળ્યો પ્રશ્ન સમજાયું ને તે દાદા પણ સમજાવ્યો છે અમે અનુભવથી તમને કહીએ છીએ કરવાની વસ્તુ જ ના રહી તો ભાવ કઈથી આવ્યો તો પછી તમે આજે ભાવ શબ્દ ઉડાડી મારશો કારણ કે તમે તો પામ્યા છો તમારા સ્વભાવને શું કહ્યું એમાં ભાવ શબ્દ આવ્યો ના આવે હા ના જ આવે ને સ્વ જોડે જોડે કેવી રીતે આવે પણ દાદાજી ફાઇલ નંબર વન જે નિદ્રા જે તે કરવાનું એને માટે તો ભાવ ફાઇલ નંબર ને વન થાય ને આ તો બધા લોકો કેટલા મહાત્માઓને કોમન છે અને આમ મસ્તીથી ફર્યા કરીએ ને વિજ્ઞાન સમજવાનું છે તમારા શરીરને સમજ સમજ કરવાનું છે શું એમ એમ એમ એમ કર્યા કરે છે આવી છું કોની જોડે આવી છું જનક જનક જનક એ કોણ છે એ ધર્મેન્દ્રભાઈ નો છોકરો છે મારા પતિદેવ છે નાનું દેખાય છે તારું શરીર સારું છે બોલે ના મહાત્માને ખોટું નથી લાગતું કોઈને ખોટું નહીં લાગે એટલે ભાઈ તું જે ભાવની વાત કરું છું ને એ ભાવા ભાવની વાત કરું છું સમજાય છે એ દ્રવ્ય કર્મ આવે એટલે અંતરકર્મ બધું થયા કરે તારા મનમાં થાય તારી બુદ્ધિ કરાવે તારા શરીરનું ચિતામાં કરાવડાવે તારો શરીર બધું કરાવડાવે છે સમજાય છે અને અભાવ બધું જ અને પછી શરીર પર આવે એની વાત છે આ સમજણ પડી એમ કરવાની કઈ વાત આવી શું એને શું કહેવાય ભૂલ નહીં એને ફાઇલ કહેવાય કે ના કહેવાય તો પાછો શબ્દ મૂકે એટલે તો બીજું કઈ છે તો તો શું કામ ફાઇલ જ કહેવાય બહુ કડક પરીક્ષા કરું છું ચાલ સમજો કે નહીં તું આગળ પૂછ્યું તો પૂછ બધું પૂછી શકાય જે ના સમજાયું તો પૂછી લેવું શરમ નહીં રાખવી એમાં બોલ આગળ પૂછવું છે એમાં કામ કરવું એટલે તું બોલ્યો એટલે કહું છું થાય છે તે મેં કહ્યું ને હમણાં સમજો પાકું પણ હવે ફરતી કરી લેજે ને થોડું અત્યારે સમજો ને અને પાકું કરી નાખજે કરી નાખીશ કે નહીં હમ ફરતી પાછો આવું તો પછી પરીક્ષા લઈશું જો મને મળ્યો તો પછી બીજા માર્કમાં હોય કરી શકશે પરીક્ષા પરીક્ષા પાસ થવું પડશે તારે હે એકલો જ શું કે જોડે છે એ તો નથી જબ છોકરાઓ છે એટલે છે આ આત્માની પાછળ બહુ પણ અંદર આવું થઈ જાય આત્મા આત્મા આત્મા આ કાવી સવાર બધા એવા હા બહુ પાકા અરે ભાઈ ને મળી પાકા ના પણ બહુ નિશ્ચયમાં બહુ સરસ છે હમ બહુ એટલું સરસ કેટલા વખતથી દાદાની હાજરીમાં ત્યાર પછી પણ એટલું પકડી રાખ્યું છે એમને કાવિચા અને કાવીચા તો શ્રીમદ બહુ રહેલા ત્યાં શ્રીમદ રાજચંદ્ર એટલું બધું રહ્યા હતા એટલે કાવિચા જરા જાણીતું છે બહુ જાણ બહુ જાણીતું છે દિશાબેન એક જમાઈશ તું હોય આપણે પદ્ધત ચલાવીએ હવે સુરેશભાઈ તમે તૈયારી કરો નીકળો હા નીકળો સુરેશભાઈ વડીલ રસિકભાઈ ની રજા લઈને નીકળો રસિકભાઈ નીકળો હવે આપણે અને આપણા વડીલ કાલે પેલા પ્રેસિડેન્ટ ફર્સ્ટ ડ્યુટી અમારી અમને રજા ah, અને બધા મહાત્માઓ બધા મહાત્માઓ ના સુરેશભાઈ તમે જાઓ છો તે પહેલા ઠાકોરભાઈ આ બાજુ ઠાકોર આ બાજુ આ બોલો આપે જે પ્રપોઝલ મૂક્યું હર્ષિતભાઈ માટે અને એ અમારા સંઘપતિ તરીકે અમે તમને ટેકો જાહેર કરીએ છીએ ને અમે જરૂરથી સહકાર આપીશું આપ નજીક જઈ શકો છો ઠાકોરભાઈ જે છે પણ સહકારી સંપત્તિ એ ખરાબ છે હા ચોક્કસ ચોક્કસ અમે હાજી હવે બીજું એક વાત બે જગ્યાએ થઈને બધું ચાલશે દાદાજી અમારું જે એમનું મુખ્ય રહેશે કંઈક બધું આવે કરે બધા પહોંચાડવું બધું ખરું કે એ બધું કર અને આ બધું આ તો યંગ છે ને ના ના યંગ છે યંગ અને હવે યંગની બહુ જરૂર છે આપણે બહુ જરૂર છે એ એમાં હેતુ એ મુખ્ય છે આપ સમજ્યા ને હવે યુવાનોની જરૂર છે એટલે નીકળો બોલો અમે જે દર રવિવારે સત્સંગ કરીએ છીએ એમાં અમારા એક સત્સંગીભાઈ છે એમનું નામ છે જરા પ્લીઝ ઉપર ઉભા થાવ ને અરે આ તો પાકો પાકા પાકા એટલે એમના વાઈફ આજે આવ્યા છે દક્ષાબેન જરા ઉભા થાય પંચમ પટેલ અને એમના બે દીકરાઓ સાથે હવે એમની એમની એક ખૂબી વાત કરું કે સૌ સૌથી પહેલા આવી જાય પાથરણાથી માંડીને બધી વ્યવસ્થા કરવાનું છેલ્લે ગઈકાલે બી આપણે સત્સંગ બધું હતું વેક્યુમ કરવાથી માંડીને જે ડીશ ડીશ બધું ભેગું કરીને જે એમની જે એમને જે અમના પ્રિય અમારાને આપતા વાણી સરસ વાંચી થઈ અને પદો પણ સરસ ગવડાવે છે એટલે અમારો સત્સંગ લાઈવ લાગે છે એમને ના બરોબર છે ઠાકોરભાઈ એને અહીંયા રહેવું તું ને આવ્યો પણ નસીબ એવું લઈને આવેલો તો જ્યાં ત્યાં પૈસા જ બનાવે પછી એમ કે ઘરે એવું લઈએ ને તો સત્સંગ થાય બધું તે મને કે દાદા તમે ઘર લો ને અમને ભાડે આપી દો પછી મેં લીધું ભાડે આપ્યું કે પગલા તમારા ત્યાર પછી દીકરો નહીં પંચમ પાકો દાદા ભૂલ થઈ ગયું માફી માગું છું હવે આ દક્ષાબેન અમને વર્ષમાં એકવાર પાણીપુરી સરસ ખવડાવે છે બધું ઇન્ડિયામાં મળે એ નથી બનતી પણ રસોઈ બહુ સરસ સરસ છે આખું કુટુંબ બહુ સરસ છે આખું કુટુંબ એમના પપ્પાજીને શિક્ષણ મને બહુ આગળ હતા પ્રિન્સિપાલ નિવરાના પ્રિન્સિપલ નિવરા તો બહુ પ્રખ્યાત છે અને બીજું એક મેચિંગ સરસ કે હર્ષિતભાઈની સાથે એમને સારો એવો ફ્રેન્ડશિપ છે બંનેને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સારું એટલે એ બહુ સુગમ રહેશે અમારે બીજું આપને કહીશ ઠાકોરભાઈ હાજી કે હવે કોણ જણા તમને બધા જોઈ અમને એવું થાય છે કે શરીર જો અહીંયા આવવાનું કંઈક ક્ષમતા આપશે કંઈક સુધી શરીર રહેશે ત્યાં સુધી અમને થશે રસી ચલાવવાનું તમારો પ્રેમ ચલાવશે મારા શરીરમાં તમારી શું તાકાત હોય મેં નાખતું જ કે છે મારે ઘેર આવવાનું બાકી રહી ગયું બધાને ઘેર મારા પરથી જવાનું અમારી ભાવના જરૂર એટલે અમે અત્યારે કે છે પણ નેક્સ્ટ યર આવીશું ખરા પણ આ કેસ મને પછી ફેરો ફેરો કરે ના ચાલે મને રહેવા દેજો એક જગ્યાએ કેસ એટલે અમારે રહેવાનું ઘર એક આ છે દક્ષાબેન છે અને ત્રીજું અમને આપણી અમની દીકરી આવી ને મોનિકા આ ત્રણ કારણ કે મોનિકાનું ઘર જગ્યા બહુ મોટી છે એટલે તમે સમયાના એટલું બાંધીને ત્યાં તો બહુ ફર્સ્ટ ક્લાસ છે આ ત્રણ જગ્યા એવું રાખીશું અને પછી ઘરે ફરવાનું કરું બધે તો એ તો કરી શકાય આપણે હા હવે ગઈકાલે મારા પુત્ર વધુ અને મારી દીકરી કહેવાય આજે ગઈકાલે નથી મેં આપને કહ્યું હતું કાલે આવશે તે આવી છે મારી મારી દીકરી પણ આવી છે એમને હું અહીંયા બોલાવું જરૂર આવી જાઉં બંને જણ આવી જાઉં પ્લીઝ પુત્ર વધુ દીકરી બંને આવો બંને આવો આમ જુઓ બેન આમ ધીમેરી નામ લાવજે આ લઈને એવી રીતે હા પેલું બધું છેક બહાર જાય છે દેખાય છે આખા આખી દુનિયામાં જો અહીંયા આવો અને બેટા બેબી ખબર નહીં પડે આમ આ બાજુ લે થોડીક આ બસ એવી રીતે હા તું પેલી આવ એક એક આવો તારું નામ કે મને એકદમ નહીં તારું નામ કે તારું નામ ટીના ટીના કે ટીના પણ અહીંયા તો ટીના બોલે છે ને <laughs> મને એને પણ કાલે ત્યાં આપણી જગ્યાએ જ્ઞાન લીધું હતું બરોબર છે જો ટીના સમજી ગઈ છે તો ટીનાનું ઓળખાણ પડે છે નહીં ધીમે ધીમે એમાં મજા છે જીવન છે આપણું શું આવન જાવન તો આવન જાવન છે જો પોતાના હાથમાં હોત તો એ જવા દે ખરું કોઈ આયા પછી કોઈને છોડે ખરું કોઈને ના છોડે આવન જાવનને તો કોઈના હાથમાં હોત તો થઈ રહ્યું ને પછી તો તો માણસ તો થઈ હે એવું છે હવે સમજી ગઈ ને તો તારે તું તને સમજવાનું હવે આ તારી દીકરી ને શું ભણે શામાં છે ફિફ્થ ભણી ભણવાનું ગમે આમ અહીંયા અહીંયા ત્યાં ફળમ બેસી એમના ફળમ બેસી આવતીકાલ ફોટો એને અમુક જાણીતા માણસ જોડે બોલે છે અજાણ્યા માણસ ત્યારે બોલતી નથી એમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ કોઈ બોલતી થઈ જાય એને નામ પૂછો નિમ નિમ થઈ ગયો નિમ જો તમારે વિકાસ નહીં થાય વિકાસ નહીં થયો કઈ લાગે હવે એને ગુરુ સવાર શું name what is your name મેં તમારે ઇન્ટરવ્યુ નહીં કરવાનો ફૂલના ઇન્ટરવ્યુ કરો તો ફૂલ ના ખીલે સમજણ પડે છે કે નહીં આપણા ભારત ભારતીય આપણું આ જ બધું થાય છે હા લાગણીઓ સારી ખોટી પણ બધા પડતી ખોટી પાછી જરાક આ ના એની ધાર જે છે એની પાછળ ગયા તો એ થઈ ગયું ભણીશ ને તું સ્ટડી કરજે હા જા બધા ના જવાય એમ ના બોલાઈએ આ સરપ્રાઈઝ આપું છું એ ખોલજો અને આને એ સરપ્રાઈઝ તમને આપે છે અંદર ખોલો અંદર ખોલો તમે આપો છો ના ના એ આપે છે તમને જો ને પણ you give me you give me by your by ખોલ ખોલ બસ good good good I accept હા ના ખોલો તમે અંદર શું છે આ ફોટો એને પાડ્યો હતો આ એને પોતે ફોટો લીધો તો કેમેરાનો આ ફોટો કપિલભાઈની લાડકી હતી ને હાલો નિધિબેન ચાલો ફોટો પાડો જોઈએ એમ કહું કપિલભાઈ ને એને ફોટો પાડ્યો ચાલો એટલે એમાં આપણું હસ્તાક્ષર જરા કરી આપો તો અમે એને પણ અમે પેલી પેન જોઈએ સાહેબ લાવો આપજો માર્કિંગ પેન હજી લાવી બેસો કરું છું અમે રાખો છે અમારી જોડે ત્યાં હું કરી દઉં છું પછી જોજો થઈ ગયા મમ્મી મમ્મી બેસી ગયા હવે આપણે પપ્પા મમ્મી છે ને આપણે આપણે પેલા સાધુમાં તપસ્વી બે ને બેસી રહેવાનું તમારે મોડું ભલે ચાલે આમ આમ આમ બસ વાંધો નહીં પણ બીજાને ચલાવવાને નહીં તમે આમ આમ કહી શકીએ ખરા મારી વાત સમજણ પડે તમને મારી છે ગાર્ડનનો સરસ બગીચો બનાવ્યો છે કરે છે છતાં એને એની પાસે પોતાથી પોતાની રીતે કરે છે ફૂલોને ફૂલોને ઉગવા દેશ પોતાને એ બીજ બધાને વાપે અને જ્ઞાન છે બધું આ ગૌપે આમને વાત સમજાય આપણને હા તે દાદાએ આપણને બધાને બગીચાના ફૂલ કયા છે દરેક ફૂલ જુદું તમારું ફૂલ જુદું ને સાહેબ અમનું સાહેબનું ફૂલ જુદું બંને ફૂલ જુદા પાછા તમારી આ દીકરી છે એ ફૂલ જુદું એની આ છે બધું જુદું બધા તરફ વાત સમજાય એને આ બહુ એટલે પછી મને આપો એટલે હું કરી આપું છેલ્લે જતા મને યાદ કરી લઈ યાદ કરી લઈ તમને રાખું છું સત્સંગ ના ના દાદા चंदन ओरसिए घसी आए खानी अगरू ચંદન आए खानी अगरू આ મન વચન કાયમ કોઈ ચંદન નું લાકડું ઘસી ઘસી આયખાની અગરું ઘસાતા જવાનું તારે સુવાસ આવે છે બરાબર मेहंदी रंग लाती है किसने के चल जा जा कोयडाओ उकेले मोक्षदानी नजरू સત્સંગમાં આવો એકબીજાને પૂછો વાત કરો એકબીજાને સમજો આપણે બીજાને ફેંકો નથી કે આપણે શું વાંધો છે ફેંકી રાખો નીકળશે કઈ નું કઈ જો આ એવું જ કહે છે આ તો ફક્કડ કે છે ફક્કડ કોણ હોય ફકીર હોય એ જ હોય બીજો ના હોય ફકીર જ ફકડ હોય ફકીર કોને કયો એને ફિકર બિકર ના હોય फिकर आंसू <laughs> चल एक बोल भरती मन वचन कायना पोटला फेक पकड़ શાસ્ત્રમાં લખાયું નથી તે આ અપૂર્વ જ્ઞાન તે આ અપૂર્વ જ્ઞાન ચંદન ઓરસીએ ઘસી આય કાની અગર જાય છે અજ્ઞાન અંત શરણ ઘસડી જાય છે અજ્ઞાન અંત ઘસડી જાય છે અજ્ઞાન અંત શરણ Vileva Apamar Gusanigaryo જાય ખાની અગરું અહમ મત મતાગ્રહે ચિંતા જ અહંકાર सुद्ध उपयोगे फकत अबुध मुक्ष मुडादार सुद्ध उपयोगे फकत अबुध मुक्ष मुडादार स्चन्द नीर्मूर् आदाईशो न्यता चित्त स्वानुभव परम आनंद गीत स्वानुभव चंद्र रसिए रसी आये खानी अगरू લીધ્યું નહીં જાત ઘસી દઉં લિપિ ચંદન હરિયું નહીં જાત ઘસી દઉં લિપિ સ્વાભાવિક મહેક છે ફૂલ કચડાયા પછી સ્વાભાવિક પછી ચંદન ઓરસીએ ઘસી આય ખાની અગરું ચંદન ઓરસીએ ઘસી આય ખાની અગરું કોયડાઓ ઉકેલે મોક્ષદા બહુ સુંદર મમ્મી આવી ગયા ઓકે ઓકે પછી વાત પછી વાંચો અત્યારે થઈ ગયો મેં આશીર્વાદ આપ્યા છે હાજી નિધિને હાજી વાંચી બતાવો માઇક બાપુ આ ફોટો બોલે છે લેજો બોલે છે પોતે મોટેથી બોલો દીદી આવજે દીદી દીદી અહીંયા બેટા બીજી ના સરવાઈ સરવાઈ બ્લેસિંગ્સ ચાલો કોને નીડી બ્લેસિંગ્સ નીડી લખ્યું છે બ્લેસિંગ્સ પહેલા લખ્યું છે હમ. નિધિ blessings નિધિ કોમા પછી from heart for a full spiritual relative life It's a full sentence. also Blessing Nidhi from the core of her, from the heart. બોલો I didn't see the the Dadaji. <laughs> Blessings Nidhi from the core of for a full spiritual relative life. Also our blessings. Kanu Dadaji. જગ્યા હોય એવું લખાય જ પછી હાથ રહી ગયું તો સમજી લેવાનું હોય પ્રણામ બધી હા હા, હા, સાહેબ. આવતી વખત, આવતી વખત, આવતી વખત. Put your head here. માથું મૂક, Head, માથું મૂક. head, head, right. That's my blessing. Hmm? Live a nice, happy life, okay? Hmm? Dada, dada, dada, sing, study well and go ahead. જા ચાલે અહીંયા ભાઈ પાસે એને આપી દેજો પછી આપી દીધું હવે આપણે આખું પત્ર છે કે ખાલી પૂછેલું છે ને હા તો આપણે લઈ આપણે સત્સંગ આપણી પાસે છે ટાઈમ હજુ તો હા પણ કેટલી પંદર મિનિટ કે વધારે કરવું છે પૂરું કરી દઈએ ચાલશે બધાને બધો નહીં ને પણ આ ત્રણ પછી બધાને જવાનું છે ને ક્યારનો છે બોલો છે તો બસ દસ મિનિટનો પૂરું કર્યું દસ પંદર મિનિટમાં સાત વાગે નીકળવાનું ને પછી ભોજન લઈને જશો ને તમે વાંધો નહીં આવે એટલો તો ફ્લાઇટ હશે ને તમારી પણ નદી નદી કેમ નહીં ઓરંગી ચશ્મા ક્યાં ગયા તરુલતા વસંતભાઈ આપણા સંપતિ ઇન્ટરનેશનલ એમના ધર્મપત્ની તરુલતાબેન બધાને નમસ્કાર જય છે નમો વિતરાગાય દાદા ભગવાન અસીમ જય જયકારો આ પહેલું એક બે ત્રણ સૂત્રો છે બધા બે ત્રણ ને છ કેમ એકદમ સીધું છ લખ્યું છે અવસ્થા અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપો રચના નથી વ્યવસ્થિત ભાવે જ રહેલી છે મન વચનકાની અવસ્થાના ઝુમખા છે એ કૌશમાં લખ્યું છે એ કોણ છે આપની વાણીમાં જ છે કે મન વચન કાયા એ અવસ્થાઓના ઝુમખા છે ઝુમખા છે એવું લખ્યું છે લખ્યું નથી દાદા સત્સંગમાંથી નીકળ્યું હશે સમજ્યા સમજ્યા હવે અવસ્થા માત્ર કુદરત શું એટલે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરત એ આપણે દરેકે વ્યક્તિગત સમજી લેવું જોઈએ પેલું તો સામાન્ય દાદાનું વિધાન છે સૂત્ર કહેવાય છે તે વ્યક્તિ માત્ર લાગવું પડે છે કે આપણે ભારતીય છે એવું કશું જ નથી માણસ હોવો જોઈએ શું કહ્યું પણ હવે એને આ સૂત્ર સમજવા માટે સમજવું જ હોય તો અવસ્થા મૂત્ર કુદરતા છે તે લોકો એનું ઇંગ્લિશ કરે પણ ફેઝ સમજે ફેઝ મોડ એવી રીતે સમજે ઇંગ્લિશમાં શું કહ્યું અને આપણે એને અવસ્થા કહીએ છીએ સમજે એટલે કે એ એવી રીતે છે અને મન વચન કે અવસ્થા આપણે મહાત્માઓમાં આપણે અંદર સમજવાની જેને મન વચન કાયા મુક્તિ પામ્યા છે શું કહ્યું તે એટલે કે આપણે આપણને મન વચન કાયાથી મુક્ત કર્યા છે જે જ્ઞાની પુરુષે એમની અંદર પરમાત્માની કૃપા ઉતારીને આપણને મુક્ત કરીને આપણે જે સ્વતંત્ર છીએ કાયમના છીએ અવિનાશી છીએ તેમાં આપણને પ્રસ્થાપિત કરી દીધા છે પ્રતિષ્ઠિત કરી દીધા છે અને પ્રસ્થાપિત શબ્દ વધારે યોગ્ય કહેવાય અનુષ્ઠાન જે હતું વ્યવહારનું સંસારનું એ ઉઠાવી દીધું અને અનુ મૂકી દીધા અને એવા એટલા માટે આપણને લાગવું પડે છે એટલે આપણે અંદરથી સમજી લેવાનું મૂલ્ય ખરા એકબીજા જોડે પણ સમજી લેવાનું મૂલ્ય તો અનુભૂતિ જ બોલાય બીજા કોઈ શબ્દ ના નીકળવો જોઈએ અને પૂછવાનું હોય ક્યાં કે જેટલું સમજવાની સમજવાની જરૂર લાગતી હોય એટલે બધે પૂછપૂછ કરવું અને સત્સંગ કહેવાશે સત્સંગ બે પ્રકારે બની શકે છે આપણે સમજાય અથવા તો ત્રીજું સત્સાધન અને વાંચન અને શ્રવણ બે આટલા છે રસિકભાઈ સમજાય છે વાંચન અને શ્રવણ કોઈ સારી રીતે વાંચી શકતું હોય અને બધા જ ઉપયોગપૂર્વક શ્રવણ કરે એ આ ત્રણ પ્રકાર છે પછી કીર્તન ભક્તિ બધા તો કરે સંસારમાં જ આવ્યું એ ફાઈવ પાસે કરાવવું પડે આપણે એ ફાઈવ પાસે કરાવવું પડે કે જેથી આપણને આપણું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એ શુદ્ધાત્મા પદમાં બળ આવે શક્તિ આવે એ ખુલ્લી આપણે વાત સમજાય છે બધાને કે નહીં કારણ કે ફાઈલ છે આજના કાળની લઈને આ છે જ્ઞાન મળ્યું છે બધા મજા પડે આનંદ આવવાનો છે પરંતુ એ બાજુ ખેંચી ના જાય એટલા માટે એ ફાઇલ બેલેન્સ થાય કે ફાઇલ પાસે આમ કરાવડાવો કારણ કે આજની ફાઇલ છે અને આપણી કમાણી વાળી છે તે આપણી કમાણી બધી ભૂસાઈ જતી જાય એના માટે આ સત્સાધનાની પર કરાવવાના નહીં સમજે કારણ કે આપણી કમાણી લેવા જઈશું દાદા થોડા આગા પાછા થઈ જશે અને બહુ શક્ય છે પૂરેપૂરી શક્યતા છે દાદા આવી ચેતવણી બધી મૂકેલી જ છે આમ તો પરંતુ ચેતવણીઓ કરતા આપણે બધાને ઉચક્યા બહુ છે દાદાએ એટલે એમાં આપણને મજા પડી ગઈ છે આપણને ખોટું નથી શુદ્ધ પ્રેમ મળ્યો બધું જ મળ્યું આપણને આપ સમજાય છે દરેકને પોતપોતા કઈ સંજ્ઞામાં કઈ વાત કરી દીધી બીજું કશું નથી અને જ્ઞાની પુરુષ હંમેશા સીધી વાત નહીં કરે એ નહીં રહે કોઈને સીધી પચેવી જ નથી પહોંચે પણ નહીં આજે પચવી પણ મુશ્કેલ છે આ બધી ઝીણી વાતો તમને કહીએ છીએ કે જેથી આજે પણ મને પ્રાપ્તિ છે એટલે વર્ષો પછી પણ તમને કંઈક ઝાંખી ખુલ્લું થતું જાય પ્રકાશ ખુલ્લો થતો સમજાતું જતું જાય આ શરીર આપણને નહીં સમજવા દે અને શરીર એની રીતે કરાવ જશે અનુભવ તો કોઈને ના થાય આવો ખોટો તો ના થાય શું કહો સાહેબ આવું તો કોઈ થતું શું ઊંધું શું બોલે છે પોતે પોતાનું ઊંધો જાય થાય છે યાર લે આવો છો આ પંચમ મહિનો કેવો સીધો છોકરો છે મૂળ મને થાય છે આવું કે પોતાનું પોલ ખુલ્લું કરે કોઈ પેલી આમ આમ આમ કરે તારું પોલ ખુલ્લું કરું છું ના એ આપણે બધાને થાય છે ગાડી તમારા માટે છે વાત નથી દરેક ના થઈ શકે એટલે દરેકે જાગૃત રહેવું જ પડશે અંદરથી હા અમારી કૃષ્ણા તો શું કે છે દાદા મને તો એવું સમજાય છે કે આ જ્ઞાન બેધારી તલવાર જેવું છે મને મને નસીબભાઈ બોલી એવી ત્યાં ખબર ગયા હતા ને મેં ટુ ટુ સાઈડ સ્વોર્ડ જેવું છે આ તો જો હચવાની તાબી થઈ જાય કામ કરી નાખે હે મેં બહુ સારું બોલી તું અને આટલું તને સાચું સરખું સમજવાની ઈચ્છા છે ને શું કહ્યું કરું બેન એટલે આપણે યાદ તમે તો બહુ આમાં આગળ ખેલા છે oh, ચાલતું પછી બીજું એની આગળ એ જ વસ્તુ સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે એ જ્ઞાનમાં સંસ્થાપિત રહો સંસ્થાપિત રહો સંસ્થાપિત રહો સંસ્થાપિત થવા બરોબર છે એમાં એટલે આપણે શું કહીએ છીએ કે આપણે પદ આવ્યું ને સ્થૂળ શક્ય પરાધીન હમણાં બોલી ગઈ હતી અમારી નિશાબેન શું સૂક્ષ્મ પર પરાધીન મારા વરા દેવા પાકું થઈ જાવ એ કવિરાજે પગમાં વળી દીધું છે ચાલો ત્રીજું ડખો ડખલ કરવું ને એવી શક્તિ આપો કેવલ દેખભાલ કરવાની શક્તિ આપો કેવલ આપની કૃપાનો અભિલાષી છું આ આપણી નિશ્ચયના ત્રણ એટલે આપણે આ સાથે બોલીએ છીએ કે આપણે જે ઊંધું બોલ્યા હતા ને એટલે આપણે છતાં થયા એટલે છતાં થઈને છતાં રહીએ અને છતાં રહેવામાં સહજ સ્વરૂપે પ્રેક્ટિસ થઈને સહજ સ્વરૂપ થઈ જાય એટલે છતાં રહેવું છે એવું પણ નહીં રહે તમને એના માટે આ બીજું બોલવાનું છે રોજ બોલવાનું કારણ આ છે પ્રયોગ છે બહુ મોટો તમારો ઊંધાના છતાં થઈ ગયા છે એના છતાં સ્વરૂપે રહેવાનો માટેનો પ્રયોગ છે ઊંધા થઈ ગયા પ્રેક્ટિસ નથી કરી એક એક અવતાર કે વધારે કરી દરુભાઈ હશે જો હશે બેઠી ઊંધી ત્યાં જયા એમ કહીએ કેટલા પડવાનું કેટલું ગયા મંદી વચન થી કાયા સ્વામીજી એવું નહીં હવે કેટલા બધા સરસ કેટલું બધું નીકળ્યા છો હે બધું ખબર પડે હવે હવે અમારા સ્વામીજી દીપક સ્વામીજી મને હમંચાતા જાય છે કે સારી રીતે હું અને આ ખરેખર જૈનો પાડી ના શકે એવું બધું કડક છે બાળક કોઈ ભીગાઈ નથી એમની દહીં ઘી દહીં કોઈ જાતું નહીં કાંદો નથી કોઈ ચીજ નથી ક્રિટ બધું અને પ્રકૃતિ પ્રકૃતિને અનુકૂળ ના આવે દૂધ ને દૂધની બરાબર એ તો પ્રકૃતિને કારણે છે એ તો દરેક દરેકને હોય સમજાયું ને અને સિવા સુવાનું આ તે મિતાહારી બધું જ બધા આપતા બધું પોતવાના બધા પાડે એટલે આ સાધુ નથી જતા જો આપણને કેવા મળ્યા એ કહ્યું શું આ નરસિંહભાઈ એમના દર્શનમાં આવ્યું કે આપણો માર્ગ એવો સહજ માર્ગ છે ને એમાં આપણે દેશ વેશ કશું હોય નહીં પણ એમને આપણે એમને સન્માને બધાને એમને કંઈક પૂજ્ય ભાવથી જુએ એ રીતે કંઈક તો ચેન્જ હોવો જોઈએ ને શું કર્યું છે એમ કરતા કરતા કંઈક છે એવું કહેવામાં આવ્યું છે ફ્રાન્સિસ્કોમાં વાત નીકળી હતી એમને એ જ સાહેબ એમાં તો કેમનું રાખીશું તો પછી છેવટે કહું કે દાદાએ બતાવ્યું તે વખતે હર્ષિલાબેન પાસે હતું ને પીરું પિતાંબર કલર નું હતું જે કૃષ્ણ ભગવાન નો કલર છે અને પછી દાદાને જે કહું બરોબર છે આપણા હાથ તો બરોબર એટલે આ કલર હોવો જોઈએ હવે મિલો તો બધું કાઢે ખરું પણ એવું તો કોઈક બંધ નીકળી ગયું નીકળી ગયું પણ એમ કે મતલબ કે આવું એટલા માટે એટલે નથી સાદું નથી ધોરું કપડું નથી ભગવું બીજું કશું નહીં તુરા ટીલા કશું જ નહીં મારા ફાળા કઈ નહીં કશું જ નહીં સીધા સાદા તે પહેલાં તો ત્રણ જોડ લઈને જ ફરતા હતા તે કોઈ વખત બે ત્રણ દિવસ થાય ને એક જોડ છે ને બે દિવસ પહેરે ને પછી બીજી પહેરી જાય એમ કરતા અઠવાડિયું રહેવા નીકળી જાય ને પછી આજે એમને લાગે આજે ક્રાઇસિસ આવી કપડાની એટલે રાતે ધોઈ પાછું હોય તે બહુ કર્યું છે બહુ અંદર બોલે નહીં કોઈ કરાય છે એટલે કે અત્યારે શું કરો છો કે આજે ક્રાઇસિસ કપડા તો ઓછું સાફ કરી દઉં પછી એમાં પેલા એક બે કપ જોડે રાખો જોડે પણ મોટા મોટો સામાન એમની પાસે સત્સંગનો છે બીજું કશું ના હોય કપડાનો ભાર કશું નહીં હોય જે રીતે દાદા એને એને એની પાસે ધગસથી પડેલો છે ધગસથી કેટલો મોટો એન્જિનિયર એસી સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર થવાને લાયકો જી જીબીમાં આ ખરેખરો બસ સુપ્રિન્ટેન્ડ કેવો બનાવ્યો તેને તેના ટેબલમાં કાગળિયા જોઈને આમ કરવાના બસ બીજું બધું નહીં આપવાનું ટેબલ કારણ કે બીજા બિઝનેસ કરવાના ટેબલ હોય એને ના અપાય એને શું હશે કેમ કેમ હશે ભાઈ અરે અબ્દુલ ગફા ખાન હતા જે ગાંધીજીના અનુયાયી હતા મુસ્લિમ હતા બોલો બોલો પણ એમને એક જ એમનું પોટલું હતું ખાલી અને તે જાતે ધોઈ ને બીજે દિવસે સાહેબ એ તો સરહદના ગાંધી કહેવાય કેટલી કાયા એની કેટલો નાનો આટલો મોટો માણસ આને બચ્યા જેવો થઈ ગયો રૂબાબ કેટલો એ બને આવે એ તો બને કોક કોક દીકરે આટલી બધા ના દીકરે પાક બધી જાતના દીકરે પણ હું બધો બહુ આ પાક એ પછી ખોરાક આવો પાક કેમ નથી મળતો પણ એ બહુ દીકરે એ થોડો છે એ બધા પાક ખાય નહીં એટલે બરોબર છે આપણા ચરણાબીન મહારાજમાં સ્થાન પર બરોબર ચરણાબીન એટલે ચરણની વાત નથી કરી ચરણાબીન એટલે આપણી ચર્યા જે છે તે ચર્યા મારા ચરણમાં સ્થાન થાય અને એનું નિર્દેશન રહે એટલે સ્થાન પામે આપણા હૃદયમાં ચર્યા ચરણાબીન શબ્દ ચર્યા ઉપર છે પરંતુ શાસ્ત્રો કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં બને તમને કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં બને તમે વાંધો એટલે કે અનુસરણ શબ્દ ચર્યાનું અનુસરણ છે જ્યારે સૌ સમાજમાં માણસનું માણસની ટેવનું ને સત્પુરુષને મોટા થયા એનું વાત કરે છે એને અનુકરણ કહેવાય અનુસરણ શબ્દ ના વપરાય સમજે ને અનુસરણ શબ્દ તો નેચરલ છે સહજ છે અને જ્ઞાનીઓ માટે જ હોય ચોથી આજ્ઞા સંભાવ નિકાલ પણ નહીં પ્રતિક્રમણ પણ નહીં વિષમભાવ નહીં મમતા નહીં એટલે સમતાઓમાં આવું જ હોય પ્રતિક્રમણ નહીં એટલે જુદી રીતે સમજવાનું છે એટલે એટલું બધું નહીં લેવાનું પણ પ્રતિક્રમણ નહીં એટલે શું કે હવે મારા પ્રતિક્રમણો જે છે સ્ટોકમાં એટલા બધા ખાલી થઈ જાય કે પછી એવું વસ્તુ નહીં જેવી થઈ જાય રહેવાનું ખરા કોઈને આખું નહીં જાય આખું નહીં જાય તો છેલ્લા અવતારમાં જ જાય છેલ્લા જ અવતારમાં એ છેલ્લા પ્રતિક્રમણો તો માહિર ભગવાન છેલ્લા થયા હતા એ લેવલમાં છે કેવું જ્ઞાન ખુલ્લું કરે એવા પણ એ તો બહુ ઊંચા છે મનના બહુ જ સૂક્ષ્મ તરફ બુદ્ધિ તો અહીંથી જ ખલાસ જવી જોઈએ તરત જ હવે જરા એનો છાંટો ના રહેવો જોઈએ જો કોઈ બોલે છે થોડું તો છેલ્લે જોઈશે ને એમ કેમ ચાલે છે દાદા આપ્યું પાછળ થઈ ગયું છોડતો પૂછ્યું મગર દાદા આ તમને આપ્યું મને બધો આનંદ થયો છે કે વાત ન શું કરું શું ન કરું એવું થયા કરે છે મને કે આ આ જ્ઞાનનું આ એક ટીપું જો પડે ને સીધું લખું તો અહીંયા આખું વર્ષ દિવાળી થઈ જાય તો મને બહુ ગમ્યું કારણ કે મારે દિવાળી જતી ત્યારે પછી પછી હું પાછો પૂછું દાદા મારે હવે તમારા મારમાં શું ફેર ગયો એક્ઝેક્ટ <laughs> તો દાદા એ આમ જોયું પછી પોતાની આમ પછી મને કે કશો ધાજો ફેર નહીં ખાલી તમારે બુદ્ધિ રહી અને અમારે <laughs> દાદા વો દેખ લેંગે એવું કીધું આગળ માગ્યું નહીં પછી હવે મને યાદ આવે છે હું ત્યારે આપી દીધો આ બુદ્ધિ પાછી જરા આપી દઉં પણ તમે મને આપવા દો છો ને બરાબર આવું થાય પ્રતિક્રમણ હવે બધું એ લેવાનું એટલે કે રિલેટિવ વ્યવહાર આપણા જે માલ બાકી રહ્યો છે એના માટેના એમાં જે ભૂલો દેખાતી જાય એનું પ્રતિક બીજું કશું ના હોય એટલે કે માલમાં વાલ થઈ ગઈ હોય દુકાન દુકાન ખાલી થતી હોય છતાં વાલ વારો માલ મૂકી રાખીએ હવે પછી મોડો વેચાશે ચાલશે કે છે આવી રીતે જો પેલી હશે હે એ બધા થાય તમને બધા થાય કોઈને છોડે નહીં પણ એને ઓળખી ઓળખીને બાજુ લાવો છે પછી એમ લાઈન આગળ મૂકવો પડે ચાલ તું ખપ ખપાઈ ખપી જા ખપી જા મૂકવો જ પડે છૂટકો નહીં પણ કેવી અંદરની આ તો દુકાન ચાલે છે આપણી એ કોઈને ખબર ના પડે આ કોઈ અરે મહાત્મા તો ખબર ના પડે છે બહુ ખ્યાલ ના હોવો જોઈએ એ તપથી થાય છે બધું તપ અંદર શું ચાલે છે બહાર પડે ખબર પડે મહાત્મા સમજી જાય જેમ એની આંખો કેળવાય એની સમજ કેળવાય બધું પડે પકડાય ના પડે પણ બહુ એ સૂક્ષ્મ છે બહુ ઝીણી વાતો છે ઉપરના જ્ઞાન વાક્યો સંભાવ નિકાલ કરાવે છે આરામથી અને એ વાક્યો જેટલા અંદરથી પચે સ્થિર થતા જતા જાય તેમ તેમ સંભાવ નિકાલ કરાવે છે એવું નહીં પણ એમાં આપણને અળવાશ કરે છે નિકાલ તો કરવો જ ખોટું જ નથી છૂટકો જ નથી નહીં તો આજ્ઞા જ નહીં હોય આ લેવલે આપણે જઈએ ને તો પછી આપણે ઊભા થઈ જઈએ થોડા ઘણા એ ના થવું જોઈએ કોઈ સંજોગો પણ નહીં ગમે તે લોકો આલુ સરસ સરસ એટલું નહીં ચિલ્લે હોતી છુપકો ને દાદા પોતે કેટા જાગૃત રહ્યા એટલા જાગૃત રહ્યા આ બધી બીજી વાતો કરતા સમજો દાદા પોતે જો તમારું આટલા ઔષધ પછી શબ્દો જ્ઞેય જ્ઞેય બાકી રહે નવ બોલી શકતો કામ નહી કરે સમજવું કામ કરશે એ લોકો એ તો એને શબ્દો તો છેક સુધી ના નીકળી જાય પણ આપણે આપલા લેવા લેવા એ પ્રમાણે લેવા પડ્યા અને લખેલું રાખવાનું છેલ્લું એમ જ ના નહીં કરાવે છે એ સમજ પર સંવેદનમાંથી સ્વ બદલાવે છે સમજ લાવે છે થોડા પ્રમાણમાં નહીં ધીમે ધીમે વિકાસ થતો જાય અંશે અંશે પરભાવમાંથી સ્વભાવ પરભાવ રહ્યો નથી પણ પર પડી નથી હજુ આપણા પર એનું ફોર્સ રહેલો હોય પરપરિણતિ સ્વભાવ સ્વપરિણતિમાં લાવે છે એટલે કે પરપરિણતિ સ્વરૂપે ચોખ્ખી જેટલી થઈ એટલી આપણે સ્વપરિણતિ આપણી રહ્યા કરે એ બધો પ્રોસેસ છે આપણો એ બધું બને છે તો એ સમજ અને આપનો સત્સંગ બહુ આનંદ આપે છે બરોબર છે આ સમજનો પ્રકાશ પડશે તો થયું બરોબર છે આ સમજ છે કે ખાલી છપછપ જ્યાં છે થયા કરે છે આ બુદ્ધિનો લખો છે પેલા છપછપિયા થતા નથી પણ ઘણી વખત આપણે બધું ખાવ પેલું ઘી ખાખા કરીએ ને એટલે થોડુંક પેલું જોઈએ પછી શાક હોય બધું થોડા વાલ ખાઈએ થોડા આ ખાઈએ એવું એટલે સત્સંગ છે ને આપણે બધું છે છૂટથી તમારું જેને ઘરે બધાને આનંદ કરાવજો કે છે અને એના જેવું કંઈ નથી બીજે કરશો એના કરતા ઉત્તમ જગ્યા છે આ મહાત્માઓના અંદર અંદર બસ આટલું જ છે હું વિનંતી કરી પૂછું છું બસ હવે થઈ ગયું नमो विद्रागाय नमो विद्रागाय नमो ओरियंताणम नमो ओरियंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम लोये सवसावणम नमो लोये सवसावणम एसो पंचनमुक्कारो एसो पंचनमुक्कारो सव पावपणासणो सव पावपणासणो मंगलाणं च सवेसिं मंगलाणं च सवेसिं पदम વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શું કૃષ્ણ કે કઈ કહેવાય વાત અચ્છા કરો ના હું ખાલી બોલી દઉં છું ડિનર પાછળ પેટીઓ પર છે અને આપણે ચપ્પલ પહેરીને ઘરની પેલી બાજુથી બહાર દરેક જીવ માત્રમાં જે તત્વ ગુણ અવસ્થાથી બિરાજેલા છો આપ જે તત્વ ગુણ અવસ્થાથી બિરાજેલા છો તત્વ ગુણ અવસ્થાથી હા મારામાં પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપે બિરાજેલા છું આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ તત્વગુણ અવસ્થાથી શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞાધારી આપને અત્યંત ભક્તિથી ભાઈ નમસ્કાર કરું છું બ્રહ્માંડ વોશ આળસમાં અજાગૃતિથી જે આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું હે શુદ્ધાત્મા પ્રભુ બાપા આજ્ઞાધારીને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો ફરીથી હું આજ્ઞા દઈ એવી આજ્ઞા ભગ્નિ બોલો ના કરું એવી આપણને શક્તિ આપો એવી આપણને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન આજ્ઞાધારી પર એવી કૃપા કરો એને એની વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં શુદ્ધ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે રહીને વ્યવહાર દ્રષ્ટિના બધા ભેદભાવો છૂટી જાય આપની સાથે અભેદ સ્વરૂપ થઈ ગયા હું આજ્ઞાધારી આત્મામાં અભિક દ્રષ્ટિએ તન્મયાકાર રહું મનીજ મારું જય સચ્ચેદાનંદ સ્વરૂપ જેની અવિચ્છિન્ન મારામાં અંતરથી રચાય અંતરથી જીવાય એવો મારો શ્વાસો શ્વાસો શ્વાસ મારું જીવન થઈ જાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે બધા કહ્યું તે તમે પેલા આપણે ટોરેન્ટો વાળા જાઓ છો જાઓ બધા બહારથી જવાનું છે પાછળ છે લઈ લો Thank